આજે આપણે પ્રથમ પ્રકરણનું ઓગણત્રીસમું વચનામૃતમ વાંચ્યું ગોપાલાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત જે ભક્તિ તેનું બળ કઈ પ્રકારે અત્યંત વધે ભક્તિ કઈ રીતે અત્યંત દ્રઢ થાય વૃદ્ધિ પામે શ્રીજી મહારાજે કહ્યું કે એના તો ચાર ઉપાય છે પવિત્ર દેશ જોઈએ રૂડો કાળ જોઈએ શુભ ક્રિયા જોઈએ અને સત્પુરુષનો સંગ જોઈએ પરંતુ પછી ક્રિયા એનું સામર્થ્ય પણ નથી ચાલતું એમ કહીને ક્રિયાને બાદ કરી નાખી વાત સાચી છે કે જેવો દેશ હોય જેવો કાળ હોય ને જેવો સંઘ હોય એવી જ ક્રિયા થતી હોય છે સારા દેશ કાળ અને સંઘ પ્રાપ્ત થાય તો ક્રિયા રૂઢી થાય નબળા દેશકાળ અને સંઘ પ્રાપ્ત થાય તો ક્રિયા પણ ભૂંડી થાય નબળી થાય પ્રથમના અઢાર અઢારમાં વચનામૃતમાં શ્રીજી મહારાજે સરસ દ્રષ્ટાંત આપ્યું છે કે સાત માળની હવેલી હોય કાચના તકતા જોડ્યા હોય વૈશ્યાઓ થઈ થઈ કાર કરીને નાચતી હોય દારૂના શીશા ભર્યા હોય દારૂનું પાન કરાવાતું હોય એવા સ્થાનમાં જે જઈને બેસે તો ત્યાં ભૂંડી જ ક્રિયા થાય અને પર્ણની ઝૂંપડી હોય ફાટેલી ગોદડીવાળા પરમહંસોની સભા બેઠી હોય ધર્મસહ ભગવદ વાર્તા થતી હોય એવા સ્થાનમાં જે જઈને બેસે તો ક્રિયા રૂઢી જ થાય અહીંયા તમે સૌ બેઠા છો તો અહીંયા શું ભૂંડી ક્રિયા કરશો જેટલું થશે એટલું સારું ચિંતન થશે અને સારી પ્રવૃત્તિ થશે અહીંયા પણ આ વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે રૂડો દેશકાળ હોય અને તમ જેવા સંતનો સંઘ હોય તો ત્યાં ક્રિયા રૂડી જ થાય એટલે ક્રિયામાં બળ નથી ક્રિયાના પ્રેરક તો દેશકાળ અને સંઘ છે ક્રિયા પરતંત્ર છે સ્વતંત્ર નથી એટલે રૂઢી ક્રિયા કરવાની ઈચ્છા હોય પોતાને જે જીવન સંપદા મળી છે એનાથી શુભ પ્રવૃત્તિ કરવાની અપેક્ષા હોય તો દેશ કાળ અને સંઘ રૂડા સેવો તો બધી વસ્તુઓ પૂરી થશે બાકી ગમે તેવા મોટા હશો પણ દેશ કાળ અને સંઘ વિપરીત થશે તો સૌભરી પારાશર નારદ બ્રહ્માદિક દેવતાઓની પેઠે ખરાબ પ્રવૃત્તિ થશે થશે ને થશે વૃંદાવન બાજુ એક ઉડિયા બાબા થઈ ગયા બહુ ખાસો સમય નથી થયો પણ બહુ જ વિભૂતિ હતા પવિત્ર હતા સિદ્ધ કક્ષાવાળા સંત હતા બહોળો શિષ્ય સમુદાય હતો એમની પાસે આવીને એક સદગ્રહસ્થે પ્રાર્થના કરી કે દયાળુ એક કૃપા કરશો બોલો મારા દીકરાના લગ્ન થાય છે પવિત્ર પ્રસંગ છે મારે આંગણે આપ પધારો અને આશીર્વાદ રૂડા આપો તો અમને આનંદ થશે અને એના જીવનું સારું થશે ઉડિયા બાબા કે મને આવવામાં કોઈ તકલીફ નથી હું મારા સંતો સહિત આવું પરંતુ બે બાબતની ત્યાં સંભાવના છે પેલી સંભાવના એ છે કે હું સંત મંડળી સાથે ત્યાં આવું સજા હોવા દુલ્હા સજી હોઈ ઓરતે સજા હોવા માહોલ રંગીલું વાતાવરણ અને લગ્નના ગીતો આવા માહોલમાં મારી સાથે સાધુ આવ્યા હોય અને કદાચ એ વાતાવરણની અસર મારા કોઈ સાધુ ઉપર થાય અને એને સંસારમાં જવાની ઈચ્છા થાય તો બેચારા મારા જાયગા એક તો એ સંભાવના છે બીજી સંભાવના એ છે કે કદાચ આ લોકો મારા સત્સંગમાં છે એટલે આવું કદાચ ન બને હું સાથે છું એટલે પરંતુ બીજી સંભાવના એ છે કે અમે આવીએ સાધુઓ સાથે આવીએ કૃષ્ણ કીર્તન કરતા આવીએ અને કૃષ્ણ ભક્તિની મસ્તી એ દિવાનગી એ બેહોશી એ આખી લોહ ચુંબકી વાતાવરણની અસર કદાચ તારા દીકરા ઉપર થાય અને તારા દીકરાને એમ થાય કે હવે મારે સંસારમાં નથી રહેવું અને જો બધા બંધન તોડીને અમારી પાછળ પાછળ ચાલવા માંડશે તો તો બાપુજી આવવું જ નથી જેવો સંગ રંગને વશ પાણી સંગને વશ પ્રાણી પાણીમાં જેવો રંગ નાખો એવું પાણી થાય અને પ્રાણીને જેવા સંગમાં નાખો તેવું પ્રાણી થાય એટલે જાળવીને માણસ જીવે તો ક્રિયા રૂડી થશે તો ત્રણની જ વાત રહી રૂડો દેશ રૂડો કાળ અને રૂડા સંતનો સંગ રૂડો દેશકાળ એટલે શું કે જ્યાં ધર્મમય જીવન જીવતા લોકો હોય અધર્મની પ્રવૃત્તિ ન થતી હોય ચોરી લૂંટ ફાટ હિંસા વ્યભિચાર એની પ્રવૃત્તિ ન હોય મારપીટ ન હોય પ્રાણ સંકટ ન હોય અને ખાનપાનની પૂરી સુવિધા હોય એ રૂઢો દેશકાળ છે ખરું કે ખોટું સાચું એવો રૂડો દેશકાળ હોય આ શાસ્ત્ર સંમત વાત છે કે આવાને રૂડો દેશકાળ શાસ્ત્રો કહે છે એવો રૂડો દેશકાળ હોય અને રૂડા સંતનો સંગ હોય તો ભક્તિની વૃદ્ધિ થાય એ હકીકત સાબિત થાય પરંતુ પ્રશ્ન એ થાય છે રૂડા દેશકાળની જે શરત મૂકી છે તેમાં કે તો પછી શ્રીજી મહારાજના વખતમાં એવો કયો રૂડો દેશકાળ સંતોને એ ભક્તોને હતો કે જેથી એમના જીવનમાં ઉત્કૃષ્ટ ભક્તિ પેદા થઈ સંતોને પૂરી ભિક્ષા નહોતી મળતી સતત પ્રાણ સંકટમાં હતા કેટલાય સંતોએ પ્રાણ આપી દીધા છે મારપીટ થાય છે ક્યાંય ઠરીને બેસવાનું ઠેકાણું નથી જંપીને રહેવાનું કોઈ સ્થાન નથી કેટલાય હરિભક્તોને કુટુંબે નાતભાર મૂક્યા છે ગામથી બહાર કાઢ્યા છે ઘર વખરી છીનવી લીધી છે કુટુંબ પરિવાર છીનવી લીધા છે આજીવન કુંવારા રહેવા પડ્યા હોય એવા દાખલા બન્યા છે અને એમાં પણ કેટલાય પ્રાણ આપ્યા છે સત્સંગને અર્થે તો આવા વિપરીત દેશકાળમાં ભક્તિ ક્યાંથી ભૂલી પરંતુ એક વાત એ બાબત છે કે સત્પુરુષોના સાનિધ્યમાં સત્પુરુષના સંગમાં સત્પુરુષના આશ્રયમાં રૂડા દેશકાળાદિક બધા સમાયેલા છે અને અસત પુરુષના સામીપ્યમાં અસત્પુરુષના સંઘમાં અસત પુરુષના આશ્રયમાં ભૂંડા દેશકાળનું પ્રવર્તન છે જેવા સત્પુરુષ આપણે ત્યાં તીર્થસ્થાનને અત્યંત પવિત્ર સ્થાન માનીએ છીએ દેવતાઓનો સૂક્ષ્મ વાસ છે પવિત્ર ભૂમિ છે પરંતુ તીર્થો થયા શેનાથી ભગવાનને ભગવાનના સંતોના પગલે આવા તીર્થો નિર્માત નિર્માણ પામે છે નારદજી તો ભક્તિ સૂત્રમાં એમ કહે છે કે તીર્થી કુરવંતી તીર્થાની ભગવાનના એકાંતિક સત્પુરુષો તો તીર્થોને પણ નવું તીર્થત્વ પ્રદાન કરે છે એટલે શ્રીજી મહારાજે કહ્યું કે નૈમિષારણ્ય ક્ષેત્ર કયું કે જ્યાં ભગવાનના એકાંતિક સંત વસતા હોય એ જ નૈમિષારણ્ય ક્ષેત્ર છે એ જ મહાતીર્થ છે સંત ચરણ એ જ મહાતીર્થ છે અને મોટા પુરુષની જે મર્યાદામાં રહે છે આજ્ઞામાં રહે છે એ જ રૂડા દેશકાળને સેવી રહ્યો છે અને જે મોટા પુરુષની મર્યાદાની બહાર વર્તે છે તો એ ભૂંડા દેશકાળમાં જ છે એટલે સંત એકને વળગી રહેવાથી બધી વાતની પૂર્તિ થઈ જાય છે પ્રબળ તો મહાસમર્થ સત્પુરુષ એક છે એ કલીને સતયુગ આવ્યો કળિયુગમાં સતયુગનું પ્રવર્તન એ સત્પુરુષો કરે છે સતયુગના ધર્મો કલિયુગમાં પ્રવર્તાવે છે ધ્યાન તપ દયા શૌચ પવિત્રતા યજ્ઞાદિક તમામ એટલે સત્પુરુષોને આધીન રૂડો દેશ રૂડો કાળ છે એટલે એક સત્પુરુષ મળ્યા અને યથાર્થ વળગી રહ્યા તો કામ બની જાય ઘણાનું બન્યું છે પૂર્વે પણ જે ભક્તો થયા છે મીરાબાઈ હોય નરસિંહ મહેતા હોય કઈ બધાને રૂડા દેશકાળ છે અને વિપરીત જ છે સત્પુરુષને વળગીએ પણ તો ફરીથી પ્રશ્ન થાય છે ભાઈ કે એક સત્પુરુષથી સર્વ કામ સિદ્ધ થાય છે એ વચનામૃતમાં પણ નિરૂપિત છે તો અહીંયા એવી શું જરૂર પડી કે ફરીથી ત્રણ કહેવા પીડ્યા ગોપાળાનંદ સ્વામીના જવાબમાં એમ જ કહ્યું હોત કે એવા સત્પુરુષના સંગમાં ભક્તિની વૃદ્ધિ દ્રઢ થાય છે તો એમાં શું કાચું રહી જવાનું હતું કારણ કે આગળ તો આપણે જોયું કે રૂડા દેશકાળ હોય કે ન હોય તમે કયો છો એવા સમર્થ અને પ્રતાપે બધું થઈ જાય છે અને તમ જેવા ગોપાળાનંદ સ્વામીને આંગળી ચિંધન કહે છે તો પછી બે જોડવાની શું વાત હતી ફરીથી પાછો એ તો ઊભું જ છે એટલે જરૂર પડતી હશે રૂડા દેશની જરૂર પડતી હશે રૂડા કાળની જરૂર પડતી હશે અને ઉત્કૃષ્ટ સત્પુરુષની પણ જરૂર પડતી હશે થોડું સમજવા જેવું છે આપણે કદાચ વિચાર ન કર્યો હોય એટલે આપણને કદાચ હાથમાં ન પણ આવે બહુ સાદી અને સીધી રીતે સમજો તમારે ખૂબ અને મબલક અને ઉત્કૃષ્ટ પાક અનાજ ધન ધાન્ય પકાવવું હોય કે સરસ મજાના ફળફૂલ પકાવવા હોય તો એમાં ત્રણ બાબત તો જોશે જ એક તો સારી ભૂમિ જોશે યોગ્ય ભૂમિ જોશે યોગ્ય ઋતુ જોશે અને કુશળ ખેડૂત એટલે કે માળી જોશે એવો કુશળ માળી કે જે સારા બીજને ઓળખી જાણે સારા બીજને વાવી જાણે સારા બીજને ઉગાડી જાણે સારા બીજને પોષી જાણે અને સારા બીજવાળા એ છોડનું રક્ષણ કરી શકે એવો કુશળ માળી જોશે જોશે ને જોશે તો ધનધાન્યથી મબલક પાક ઉતરશે એવી જ રીતે આપણા હૃદયમાં જો ભક્તિના ફૂલ ખીલવવા હોય ભક્તિનો ઉત્કૃષ્ટ મબલક પાક લેવો હોય તો ત્યાં પણ ત્રણેય બાબત જોશે જ ઉત્કૃષ્ટ ભૂમિ જોશે યોગ્ય કાળ જોશે અને એવા ઉત્કૃષ્ટ સત્પુરુષ એટલે કે માળી જોશે ત્રણ વસ્તુ જોશે આ ત્રણેયની સંયુક્ત જે શરત છે એ આપણે ચૂકી ગયા છીએ એટલે ઘણા સંતોના સંગમાં રહીએ છીએ ઘણો સમાગમ થાય છે રાત્રિ દિવસ કદાચ એમાં વીતે છે છતાંય ભક્તિની દ્રઢતા નથી થતી એનું મૂળ અહીંયા પડ્યું છે કારણ કે આપણે એક જ શરત લઈને બેઠા છે કે બધું કામ સંતો પૂરું કરી દેશે પરંતુ એની સાથે અહીંયા જે સૂચિત કરી છે એવી શરત આપણે સદાન માટે ભૂલી ગયા છે એ હકીકત છે હાથમાં આવી નથી એટલે કામ બનતું નથી પહેલી વાત શ્રીમદ ભાગવતની અંદર એક સરસ વાત કહી છે કે જે સ્થાનમાં ચોરી જુગટું હિંસા વ્યભિચાર થતા હોય એ સ્થાન તામસ છે અને જ્યાં રંગ રાગ વિલાસ અને ભોગની પ્રચુરતા છે એવા સ્થાન એટલે કે નગર શહેર ગ્રામ અને ગ્રહસ્થનું ઘર એ રાજસ્થાન છે રાજસ્થાન નહીં રાજસ દેશ છે અને નદી પર્વત વન ઉપવન એવી પ્રાકૃતિક જે પ્રદેશ છે એ સાત્વિક સ્થાન છે અને ભગવાને ત્યાં ઉદ્ધવજીને કહ્યું કે હે ઉદ્ધવ મન મંદિરમ તું નિર્ગુણમ મારું મંદિર છે એ સ્થાન નિર્ગુણ છે ત્રણ ગુણથી પર છે એટલે ભગવાનનું મંદિર અને ગ્રહસ્થનું ઘર એ બંનેની તુલનામાં ભગવાનનું મંદિર અત્યંત દિવ્ય વાતાવરણ સભર છે એ તો તમે અનુભવતા હશો ભગવાનના ઘર જેવું અહીંયા વાતાવરણ ન હોય ને અહીંના વાતાવરણ જેવું તમારા ઘરમાં ન હોય ભગવાનના મંદિરનું સ્થાન હોય કે સંતનો નિવાસ હોય એ સ્થાન ઉત્કૃષ્ટ છે અત્યંત નિર્મળ છે અત્યંત દિવ્ય છે એના વાઇબ્રેશન્સ કંઈક જુદા છે જે શીતળતા ભગવાનના મંદિર કે સંતનો આશ્રમ આપે એ તમારા ગ્રહસ્થનું આંગણું ન આપે એટલા જ માટે પૂર્વે જે જે મોટા રાજા મહારાજાઓ થયા પછી દશરથજી મહારાજ હોય કે રહુગણ મહારાજા હોય એ બધા જ પોતાના ગ્રહ સંસારનો ત્યાગ કરીને રાજભવનનો ત્યાગ કરીને ઋષિઓના આશ્રમમાં સામે ચાલીને બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ માટે જતા અને ત્યાં રોકાતા પરીક્ષિત મહારાજાએ સુખદેવજીની ભાગવતની કથા બેસાડી તો એમને રાજભવનમાં બેસાડવામાં શું વાંધો હતો આપણે જેમ બેસાડીએ છીએ એમ સૌ કોઈ તમે ઘરે જ ભાગવત કથા બેસાડો છો તો પોતાને આંગણે જ પરીક્ષિત મહારાજે સુખદેવજીને બોલાવીને ભાગવત બેસાડ્યો હોત તો ના રાજભવન રાજપવીરા પરિવાર રાજવિલાસ બધાનો ત્યાગ કરીને ગંગાને કિનારે ઋષિઓના સંગાથમાં બેસીને પરીક્ષિત મહારાજાએ સુખદેવજી થકી ભાગવતની કથા સાંભળી શ્રીજી મહારાજના વખતમાં પણ એ પર્વતભાઈ એ જીણાભાઈ એ મયારામ ભટ્ટ એ બધા ઉત્કૃષ્ટ ભક્તો એ શ્રીજી મહારાજનો ખાસ સમાગમ કરવા માટે વ્યવહારને આઘો મૂકીને શ્રીજી મહારાજ પાસે રોકાતા અને ત્યાર પછી અને ત્યારે પણ લગભગ બે પેઢી સુધી એવા ઉત્કૃષ્ટ ભક્તો પણ એ ગોપાળાનંદ સ્વામી પાસે મુક્તાનંદ પેલા ગુણાતીતાનંદ સ્વામી પાસે બ્રહ્માનંદ સ્વામી પાસે ખાસ સમાગમ કરવા માટે ઘરબારને મૂકીને આવતા ચાર છ મહિના થાય એટલે પંદર દિવસ મહિનો અચૂક રહેવા આવે શા માટે વાસના ટાળવા નિર્ગ્રંથ થવા નહીતર એ લોકો પણ પોતાને ઘરે સાધુઓ આવતા ગામમાં પણ આવતા અને તેડી પણ જતા ત્યાં પણ સમાગમ થતો પણ છતાંય ખાસ આના માટે તો સંતોની પાસે આવીને જ બેસતા ઘરને અળગું કરીને આવતા અને ગુણાતીતાનંદ સ્વામી તો જ્યાં જ્યાં ગામડે ફરતા જ્યાં જ્યાં જતા એમાં શું દેખાય એની આંખમાં કંઈ ચમક દેખાય તો સામેથી કહેતા જુનાગઢ આવજો નહીતર ત્યાં કામ ન પતી શકે જુનાગઢ આવજો ચૈત્રી પૂનમના સમયા ઉપર ગુણાતીતાનંદ સ્વામી વડતાલ આવ્યા ત્રંબકલાલ શેઠે સ્વામીની પૂજા કરી પછી આમ સ્વામી થોડા મલક્યા એટલે ત્રંબકલાલ બોલ્યા કે સ્વામી હું ગર્ભમ થયો છું તે શું કરું સ્વામી કે કરવાનું શું હોય હાલ જુનાગઢ બ્રહ્મરૂપ કરી મેલું જુનાગઢ હાલ તારી ગ્રંથિઓ ન ગાળું તો મને કે બ્રહ્મરૂપ કરી મેલું આ વાત પૂરી થાય છે ત્યાં ધર્મ સ્વરૂપાનંદ બ્રહ્મચારી આવ્યા એમણે કહ્યું કે સ્વામી મને રસાસ્વાદ તો જરાય નડતો નથી પરંતુ બીજા થોડાક દોષ નડે છે સ્વામી કે બ્રહ્મચારી ધર્મ સ્વરૂપાનંદ બ્રહ્મચારી શ્રીજી મહારાજ સાથે થોડો કાળ રહેલા એમણે કહ્યું બ્રહ્મચારી એક સદગુણ આવ્યો એક લક્ષણ સાધુનું આવ્યું ને હા તો બીજા પણ આવશે ચાલો જુનાગઢ બીજા ઓગણત્રીસ હું પૂરા કરી દઈશ એવા અનેક ભક્તો અને સંતો એ પછી બોટાદના શિવલાલ શેઠ હોય કે વંથળીના કલ્યાણભાઈ હોય કે લોધિકાના અભયસિંહ દરબાર ધ્યાની હોય એ ગુણાતીતાનંદ સ્વામી પાસે આવીને જુનાગઢમાં બેસે અને એ ગુણાતીતાનંદ સ્વામીના સેવનથી એની તમામ વાસનાઓ તમામ ગ્રંથિઓ એ કાળવાના કાળમીંડ પાણાની સાથે વહેડાવીને બ્રહ્મરૂપ કરી મેળતા અર્થ શું છે છોડીને ત્યાં જવું આજે કોઈને ઘર છોડવું નથી આજે કોઈને સ્થાન મૂકવું નથી સૌને એમ છે તમે ઘેરે આવો ને કથા વાર્તા કરો અને અમારું કામ થઈ જાય જરાય ઘરનો ઉમરો ક્યાંય છોડવો નથી જ્યાં જઈએ ત્યાં પાછું આખું ઘર બીબી બચ્ચા તો બધું સાથે જ છે અને બધું ટોળું વળગણ સાથે લઈને જ ફરવું છે તમે કદાચ મનમાં એમ જાણો કે અમે તો સવારે આવીએ છીએ કથામાં તો બધું મૂકીને જ આવીએ છીએ પણ એ બધું ચોંટેલું છે કોઈ આઘું કરીને નથી આવતા અને એ બધા સર્વસ્વ છોડી આઘું કરીને આવતા એ વગર તો કામ બને નહીં આપણે તો જ્યાં આપણા ઘર નિવાસ છે એની આજુબાજુ થોડી વાર શ્રવણ કરી આવીએ અને પછી કહીએ કે બસ બસ બહુ સરસ ભક્તિ જામી છે પણ એ ભક્તિ તો કાગળના પત્તા જેવી છે સેજ ફૂંક આવે એટલે બધા પત્તા વિખાઈ જાય પછી પત્તા ગોતાય ના જડે તમે એટલું તો સમજી શકો છો કે કોઈને સિરિયસ રોગ થયો હોય તો એને હોસ્પિટલમાં ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ કરવો પડે જો ડૉક્ટર બેઠા છે એ વગર એનો ઈલાજ ન થાય તમે એમ કહો કે અમારા ઘરમાં ઈલાજ કરી દો એ શક્ય જ નથી ત્યાં એ વાતાવરણ જ નથી કે તમને ડોક્ટર ત્યાં ઈલાજ આપી શકે હા મલમપટ્ટા કરવા તો કરી દે એટલે આપણો જે અત્યારનો આ સત્સંગ છે એ બધી મલમપટ્ટા જેવો છે બહુ ઘા લાગ્યા છે લોહી દદડે છે તો થોડું ટિંકચર મૂકી દે બ્લીડિંગ બંધ થઈ જાય છે પણ પીડા ટળતી નથી પાક ટળતો નથી પરંતુ સિરિયસ રોગ મટાડવો હોય તો ઇન્ટેન્સિવ કેરમાં દાખલ થવું જ પડે અને ત્યાં કેવળ ઉપચાર જ લેવાનો પછી કોઈ સંબંધીનો પણ પ્રવેશ નહીં કોઈની સાથે વાતચીત નહીં ત્યાં ફોન ઉપર કોઈ વેપાર ધંધા ન ચલાવાય બસ ઉપચાર એટલે ઉપચાર બાકી બધું અળગું કરી દે ત્યારે એ દર્દી સાજો થાય હવે આજે આપણે ભવરોગ જેવો કોઈ જટિલ અને ચીકણો રોગ ખરો મહારોગ છતાં આપણે એ પેલા જે ગણાયેલા એ બધા શિવલાલભાઈ જેવા કલ્યાણભાઈ જેવા બધા ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ થતા હતા આપણે કહેવાની વાત એ છે અને આપણે એનાથી ભાગવું છે કારણ કે ત્યાં તો સમય કેમ જાય કારણ કે કંઈક કરવાનું નહીં પડી રહેવાનું અને મૃત્યુ સમાન લાગે છે એટલે મલમપટ્ટાથી ચલાવીએ છીએ આપણે આપણા રોગને ઓળખ્યો નથી અને કદાચ શબ્દમાં ઓળખી ગયા હોય તો પણ બધું છોડીને આવી કેર યુનિટમાં દાખલ થવાની હિંમત નથી એક સાધુ મહારાજ ચાલ્યા જતા હતા ભિક્ષા માગવા નગરમાં એમાં અચાનક નગરપતિ શેઠ ભેળા થઈ ગયા શેઠ ધનપતિ હતા નગરપતિ હતા સંપત્તિ તો વિપુલ હતી પણ મનમાં અશાંતિ બહુ હતી અને એ વાત સાચી છે પૈસો હોય ને અશાંતિ ન હોય એ અસંભવ છે એટલે ભગવાન ઈશુએ કીધું છે કે સોયના નાકામાંથી ઊંટ નીકળી જાય એ શક્ય બને પણ ધનપતિ એ ભગવાનના દ્વારમાં જલ્દી પ્રવેશ કરી જાય એ હું શક્ય માનતો નથી કારણ કે સંપત્તિ સુવિધાઓ જરૂર લાવે છે પરંતુ સાથે સાથે બીજી કેટલી ઉપાધિ પણ લાવે છે પહેલી ઉપાધિ તો એ છે પૈસો સાચવવાની જો ન સાચવો તો પૈસો જતો રહે અને જો પૈસો સાચવવામાં પડો તો તમે જતા રહ્યો તમારું વ્યક્તિત્વ તમારી સુખાકારી તમારી શાંતિ એ બધું જતું રહ્યું બેમાંથી એક સચવાય બંને તો સચવાતું જ નથી અને પૈસો મૂકી દેવો એ કોઈને પાલવતું નથી એ તો કથામાં બેઠા બેઠા જો વેપાર લાગી જતો હોય તો જરા ગોઠવી લેવાય કે વાંધો નહીં એક કન્ટેનર મોકલી દેજો ઘણા લોકો દક્ષિણમાં તીર્થયાત્રા કરવા જાય ત્યાં કાથીના વેગન ખરીદી લે બોલો અને વેચી મારે એમાંથી બધા પૈસા કાઢી નાખે પણ એને એ તીર્થ કંઈ કામ આવે નહીં કારણ કે કેર યુનિટમાં વેપાર કરાય નહીં એટલે શેઠજીને અશાંતિ એટલે એમણે કીધું બાપજી પ્રણામ આપ મને કૃપા કરો અને શાંતિ થાય એવું કરો પેલા મહાત્માજી કહ્યું કે કઈ વાંધો નહીં શાંતિ કરવી એ કોઈ મોટી વાત થોડી છે ये तो हमारा ही उपचार है चलो फला फला जगह पे मेरा कुटिया है वृक्ष के नीचे मेरा पड़ाव है थोड़ा दूर है जंगल में ये तो भिक्षा के लिए मैं कभी आता हूं ये संयोग से आपकी मुलाकात हो गई तो चलो शांति करनी हो अशांति मिटानी हो मन को निरोगी करना हो तो वहां आ जाना शांति मिल जाएगी અરે બાપજી આવડો મોટો વેપાર આવડો મોટો વ્યવહાર અને હું ત્યાં કેવી રીતે આવું આપને બધી સગવડતા હું મારા મહેલમાં આપું અહીંયા મને આપ ઉપચાર કરો આપ મને જે માર્ગદર્શન આપો અને મારું કામ થાય ત્યારે મહાત્માજી બહુ સરસ વાત કરી કે દેખો બેટા મેં ઉપચાર તો કરુંગા મેં ઔષધો દેતા રહુંગા પરંતુ તું પરહેજ નહીં રખેગા ઓર કુપથ્ય का सेवन करता रहेगा तो औषध बेकार जाएगा इसलिए ये जो कुपथ्य है तेरा परिवार का ग्रह संसार का व्यवहार का ये सब कुपथ्य है उसको छोड़ो और मेरे पास आओ मैं औषध दू उपचार करूं आप निरोगी हो जाओ उपचार के साथ कुपत्य का पालन रखना ये रोग मिटाना असंभव है अच्छा बाबा तो मैं वहां आता हूं आओगे आएंगे हाँ जरूर आऊंगा एक बात ध्यान रखना अकेला आना किसी को साथ में मत लाना क्योंकि ये इंटेंसिव केयर है अकेले आना ભલે બાબા હું એકલો જ આવીશ થોડા દિવસો પછી ખરેખર ખોળતો ખોળતો એ ધનપતિ એ સાધુની ઝૂંપડીએ પહોંચ્યા એનો પગલાનો અવાજ દેખાણો એટલે સાધુએ એને કીધું શેઠજી આયે ક્યાં બોલે હા હા બાપજી આ ગયા ભલા ચંગા આવો પરંતુ એક શર્ત તોડ દી બોલે ક્યાં મેં એને કહા થા ને અકેલા આના બેઠો નગરપતિ બેઠા પણ બાપજીએ માથું ધોણાવ્યું કે શરત તોડી દીધી મેં તને કીધું તું ને અકેલો આવવાનું તું એકલો ન આવ્યો અરે બાપજી એકલો જ છું અને કોણ છે છતાંય આવું કેમ કહો છો કે આખી ભીડ લઈને આવ્યો છું તારી સાથે ભીડ તો છે પણ તને દેખાતી નથી આંખે બંધ કરો આંખ બંધ કરો સબ દેખાઈ દેગા અને શેઠજી આંખ બંધ કરી ત્યાં તો નગરના લોકો એમને વિદાય કરે છે પરિવારના લોકો આંસુઓ સારે છે બાળકો વીટળાઈ વેળા છે કોઈ વૃદ્ધો આશીર્વાદ આપે છે પત્નીને આ આશ્વાસન આપે છે વડીલોને પ્રણામ કરે છે કોઈ હાથ હલાવે છે આ બધા દ્રશ્યોની ભીડ અંદર એટલી બધી ઘાટી હતી આંખ ખોલી નાખી ઓહો બાપજી કે બહુ ભીડ છે અંદર બસ મેં બોલા થા ને અકેલે હો કરાવો એ સબ સાથ મેં ક્યુ લાયે આ મર્મ જો તમને સમજાય તો કંઈક વાત બને આપણે જ્યાં જઈએ છીએ ત્યાં બધી ભીડ સાથે છે અકેલા ક્યાં છે પેલા શેઠજીને પેલા મહાત્માએ કહ્યું કે થોડા દિવસો લાગશે ત્યારે તું એકલો થઈશ અને એકલા થયા પછી હું તને ઉપચાર કરીશ નહીતર બીજા જે લોકોના વિચારો છે એનો તને ચેપ લાગશે અને ચેપ લાગે તો રોગ કોઈ દિવસ મટે નહીં આ એટલી ઝીણી વાત છે કદાચ આમાં ઘણાને તો સમજાશે નહીં પરંતુ અંદરનું જે આખું બગાડ છે મનમાં જે આખું ભરેલો સંસાર છે અને સત્સંગ થાય છે સત્સંગમાં બેસાય છે પરંતુ ઉપચાર થતો નથી જીણાભાઈ ગઢડા આવ્યા શ્રીજી મહારાજ પાસે સમાગમ કરતા તો ઘરેથી જે જે કાગળો આવે વાંચ્યા વગર ગાદલા નીચે નાખી આવી રીતે તો મહિનો થઈ ગયો ઘરના લોકો ચિંતા કરવા માંડ્યા કે દરબાર છે ક્યાં પત્રનો જવાબ કેમ નથી એટલે માણસને મોકલ્યો કે જાઓ ને ગરડા છે કે નહીં મહારાજને મળ્યા હતો કે ના દરબાર તો અહીંયા જ છે તો કે મહારાજ ઘેરથી તો ઘણા પત્રો લખ્યા છતાં કેમ કઈ સમાચાર નહીં એટલે મહારાજે જીણાભાઈને પૂછ્યું કે દરબાર ઘેરથી કાગળો આવતા તો કે હા મહારાજ આવતા પણ મેં એ એકેય વાંચ્યા નથી કારણ કે હું જો અહીંયા એ વાંચું તો મચ્છી આપની અમૃત વર્ષા એ ચૂકી જાય હું તો અહીંયા સમાગમ કરવા આવ્યો છું કોરો થવા આવ્યો છું અહીંયા ડોશીના ડાબલાની જેમ બધું સાથે લઈને નથી ફરવા આવ્યો મહારાજ કે વાહ વાહ વાહ જીણાભાઈ એટલે શ્રીજી મહારાજે કહ્યું કે જીણાભાઈનું જ્ઞાનનું અંગ છે આ સમજ ક્યાંથી આવે એટલે જો વિચારોથી ઘેરાયેલું મન હોય તો સત્સંગ ઉતરતો નથી ભૂમિ તૈયાર નથી ભૂમિમાં કાંકરા ઘણા છે ભૂમિ યોગ્ય નથી ધરતી બરાબર ખેડાઈ નથી અંદર ખૂબ કસ્તરો અને કડકુચર છે કે જે બીજને ઉગવા દેતા નથી આજે વૈજ્ઞાને તો શોધ્યું છે માણસને આમ સામે ભોજન કરતા હોય તો એના પેટ ઉપર સ્લાઇડો દૂરથી રાખે અને એનો અભ્યાસ કરે અને જમનાર વ્યક્તિની સાથે એવી સરસ મજાની હલકી ફૂલકી વાતો કરે પેલો પ્રસન્ન થઈને ભોજન કરે તો એ યંત્ર બતાવે છે કે એના જઠરમાં પાચક રસોનો ધોધ છૂટે છે અને ભોજન બરાબર એકદમ રસથી જમે છે અને વચ્ચે જ એ જો જમનારાને ક્રોધિત કરવામાં આવે છે અને જેવો ગુસ્સો થાય છે કે તુરત જ પાચક રસો બંધ થઈ જાય છે કારણ કે ભોજનને પચાવવા માટે જઠરમાં ગરમી જોઈએ પરંતુ મગજ ગરમ થતા જઠરની ગરમી મગજમાં ચડી ગઈ એટલે જઠર ઠંડુ થઈ ગયું જઠર ઠંડુ થતા ભોજન અપચરાઈ ગયું એટલે એ ભોજન ખાધેલું કાં તો કબજિયાત કરે અથવા તો ડાયરિયા ઝાડા કરે પણ એ એમાંથી રસ રક્ત માંસ મજ્જા થાય નહીં એક ભોજનને પચાવવા માટે પણ જો આટલું શાંત અને પ્રફુલ્લિત મન જોઈતું હોય તો આ દિવ્ય સત્સંગને પચાવવા માટે શ્રીજીની વાણી પચાવવા માટે સંતોના વચનો પચાવવા માટે કેટલું મન શાંત જોઈએ કેટલી ઉર્જા એકત્રિત જોઈએ એવું મન એવું પ્રશાંત મન સર્વ વળગણોથી મુક્ત સર્વ વ્યવહારોથી મુક્ત સર્વ ઝંઝટોથી મુક્ત એવું મન એ યોગ્ય ભૂમિ છે આ ભૂમિ નિર્માણ ન થાય ત્યાં સુધી ક્યારેય સત્સંગના બીજ એમાં પડ્યા છે એ ઉગવા સંભવ નથી બસ અભિસુના અભિફોક ભૂમિ ક્યાં બીજી વાત કદાચ યોગ્ય ભૂમિ થઈ પરંતુ યોગ્ય ઋતુ ન હોય તો અમુક ઋતુમાં અમુક જ ફૂલ આવે અમુક ઋતુમાં અમુક જ ફળ આવે તો સત્સંગની પણ ઋતુ છે એ ઋતુ એટલે ચાતુર્માસ નહીં એ ઋતુ એટલે એકાદશી નહીં એ ઋતુ એટલે કોઈ પરવણીના દિવસો નહીં એ ઋતુ તો કંઈક જુદી છે અને આ શરત પણ આપણે ચૂકી જઈએ છીએ પેલી તો આગળ કહીએ તો ચૂકેલા જ છે કંઈ છોડવું તો છે જ નહીં અને ઋતુ યોગ્ય થઈ નથી જેમ જમીનમાં યોગ્ય ઋતુ વગર કોઈ ફળ ફૂલ પાકતા નથી એવી જ રીતે સમજાવવા માટે બહુ જ ઉત્તમ બાબત છે એટલે કહું છું કે ઋતુકાળ વગર નરમાદાના સંયોગ થાય છતાં પણ પુત્રની પ્રાપ્તિ ન થાય નારીને ઋતુકાળ જોઈએ પશુ પક્ષી બધાને એ ઋતુકાળમાં જ પ્રજનન થાય તો જ બચ્ચાની પ્રાપ્તિ થાય ઋતુકાળ વગર નર માદાનો સંયોગ બેકાર છે એટલે પ્રાચીન ભજનોમાં સરસ કહ્યું છે હે ગુરુજી મારા આ નાદને બુંદનો છે વિસ્તાર સંસાર પરગટ કીધો રે હે ગુરુજી મારા આ નાદ ને બુંદનો છે વિસ્તાર સંસાર પરગટ કીધો રે એ એમ બોલા બોલા ઋષિ મારકુંડ એ મહામંત્ર શિવજીએ દીધો રે બે પ્રકારની સૃષ્ટિ છે એક નાદ સૃષ્ટિ બીજી બુંદ સૃષ્ટિ ગ્રહસ્થોની બુંદ સૃષ્ટિ છે ઋતુકાળમાં બુંદ ધારણ થાય છે એમાંથી વંશ વેલો થાય છે અને એનાથી સંસાર પ્રગટ થાય છે સાધુઓને નાદ સૃષ્ટિ છે એ ઋતુકાળ હોય એ સમયે શિષ્યના હૃદયમાં જો બ્રહ્મ બીજ રોપે તો જ સંતત્વનો વેલો આગળ ચાલે ઋતુકાળ ક્યાં છે એ તો પથ્થર ઉપર વેરાયેલા બધા બ્રહ્મ બીજો છે ગુણાતીતાનંદ સ્વામી પાસે શું બીજા નહીં રહ્યા હોય પણ જેને ઋતુકાળ હતો એ સગર્ભા થયા અને પુરુષોત્તમના ધામરૂપી ફળની પ્રાપ્તિ થઈ છે ઋતુકાળ જોઈએ નહીતર બેકાર જેટલો સંસારમાં વંશ વૃદ્ધિ માટે ઋતુકાળ એવો જ શિષ્યને માટે સત્સંગના બીજ ઉગવા માટે ઋતુકાળ જોઈએ પણ ઋતુકાળ શું છે અત્યંત ઉત્સુકતા અત્યંત પીપાસા અત્યંત સત્ક સત્સંગની ઉત્કંઠા એ મુક્તાનંદ સ્વામી એટલે મુકુંદ એવી ઉત્સુક ઉત્કંઠા કે જ્યાં વીછી કૂછી રહે એવા નવેળામાં ઊભા રહીને પણ રામાનંદ સ્વામીના વચનો ઝીલે છે એવી ઉત્કટતા એટલે શ્રીજી મહારાજે કહ્યું છે કે વક્તા સુધો શાંત હોય અને શ્રોતાને ઉત્કૃષ્ટ શ્રદ્ધા હોય તો જ ઉત્કૃષ્ટ નિશ્ચય એટલે કે ફળની પ્રાપ્તિ થાય નિષ્કુળાનંદ સામે પેલા મયુરના નૃત્યની વાત કરી છે મયુરને મૈથુન ગ્રંથિ નથી એમ કહેવાય છે પરંતુ એ નૃત્ય કરે છે કળા કરે છે અને નાચે છે અને ઢેલડીઓ આસપાસ એની ફરે છે અને નૃત્ય વખતે નાચ વખતે કળા કરે એ વખતે મોરની આંખમાંથી પાણીના બિંદુ ટપકે છે એને પેલી ઢેલડીઓ છે એ ઝીલી લે છે એમાંથી એને બચ્ચા થાય છે પરંતુ સ્વામીએ સરસ વાત કરી કે એ બુંદ આંખમાંથી ખરે અને અધર અધર જે ઝીલી લે એનો કળાયેલ મોર થાય છે અને ધરતી ઉપર પડી જાય પછી જે એ બિંદને ઝીલે છે એના ઢેલડા થાય છે શ્રદ્ધા ઉત્કૃષ્ટ શ્રદ્ધા એ કેવા રંગ પૂરે છે અને શ્રદ્ધા વિહીન ઝીલેલું કેવા ફીકા રંગ આપે છે એટલે ઉત્કૃષ્ટ શ્રદ્ધાથી ઝીલાયેલા બ્રહ્મ બીજ એ ઉત્કૃષ્ટ સંતાન એટલે કે સત્સંગ એનું ફળ આપે છે જેમ ઉપવાસી જનને આવે અમૃતનું નોતરું તે પીવા પળ ખમે નહીં જાણે કઈ વારે પાન કરું એકાદશીનો ઉપવાસ હોય અને પારણામાં જેવી ઉત્કંઠા હોય એમાં કોઈ કદાચ આડો આવે તો પડી જાય પણ ભોજનની જે તાલાવાલી છે સ્વપ્નામાં પણ જે ભોજન જમાય છે હમ જાણે કુણો કુણો શીરો જમું છું પણ ગાદલામાંથી રૂ કાઢીને મોંમાં નાખતો હોય મંદિરમાં દર્શને જતો હોય અને પગથિયા ઉપર આડી ચોકડી લીટીઓ પાડી હોય એમાં મોહન થાળના ચગદા દેખાતા હોય ઉત્કટતા છે ભોજનની ચંદ્ર ઉગ્યો હોય તો એમ લાગે કહો આવીડી સરસ રોટલી અહીંયા કોને ટીંગાડી સર્વત્ર બજારમાં જાય તો એ જૂતા ચપ્પલની દુકાનમાં પણ એને મિષ્ટાન લટકતા દેખાય જોડા નહીં દેખાય સર્વત્ર ભોજન ભોજન ભોજન ભોજન જાગતા સ્વપ્ન જાગતા સ્વપ્ન ભોજન સિવાય કશું નહીં આવી ઉત્કટતા હોય તો એ ઋતુકાળ છે અને એવા ઋતુકાળમાં જીલાયેલા જે બ્રહ્મ વચનો છે એ સત્સંગને પાંગરે છે તમે મહાભારતની કથા જાણી છે પણ બહુ જ મર્મથી ભરેલી અંબિકા અંબાલિકા એમને કોઈ સંતાન નથી હસ્તિનાપુરની ગાદી માટે અને ત્યારે સત્યવતી માતા સત્યવતી એમ કહે છે વ્યાસજીને તેડાવે છે અને વ્યાસજીની નિયોગ પદ્ધતિથી વંશ રાખવાની વાત મુકાય છે અંબિકાને મોકલે છે તો અંબિકા જાય છે પરંતુ વ્યાસજીના તેજને સહન નહીં કરવાથી અથવા તો વ્યાસજીનું રૂપ અનુકૂળ નહીં આવવાથી ઋષિ છે મોટા મોટા વાળ છે દાઢી છે જટા છે તો અંબિકા પોતાની આંખ બંધ કરી જાય છે અને નિયોગ વ્યાસજી અપનાવે છે પરંતુ એમના ગયા પછી સત્યવતીએ પૂછ્યું એટલે વ્યાસજીએ કહ્યું કે પુત્ર થશે પરંતુ આંખ બંધ કરીને આવી હોવાથી અંધ થશે તો અંધ તો રાજા કઈ રીતે થઈ શકે ને રાજ્ય સંભાળી શકે એટલે બીજી અંબાલિકાને મોકલવામાં આવી તો અંબાલિકા એ પોતાનું સૌંદર્ય વધુ ખીલે એટલા માટે એમણે એવા સૌંદર્યવર્ધક ખુશ્બુદાર દ્રવ્યો પોતાના શરીર ઉપર ચોળ્યા અને રૂપને ખીલાયું આકર્ષક થાવ અને રૂપને આકર્ષિત કરીને વ્યાસજી પાસે ગઈ વ્યાસજીને નિયોગ કૃપા પામ્યા બહાર ગયા માતા સત્યવતીએ પૂછ્યું શું થશે તો કે એમણે શરીર ઉપર એવા સુશોભિત અને સુગંધિત દ્રવ્યોનો લેપ કરીને આકર્ષક થવાનો પ્રયાસ કર્યો દીકરો તો થશે પરંતુ પીળો થશે અને પાંડુ રોગ જન્મથી રહેશે હવે એ માંદો હોય એ પણ કેમ બની શકે રાજા એટલે ત્રીજી દાસીને મોકલવામાં આવી અને દાસીને કહેવામાં આવ્યું કે તારે વ્યાસજી પાસે જવાનું છે ઋષિ પાસે જવાનું છે અને એક રાજબીજ માટે જવાનું છે ત્યારે દાસીને કેટલો અહોભાવ થયો હશે આ હા હા મારી જેવું હલકું માણસ અને એને એક રાજ રાણી જેટલો દરજ્જો મળે એ જેવી હતી એવી પરંતુ એક સંત અને ઋષિ અને એ પાછા રાજઘરાના તરફથી અને એના રાજબીજ માટે જવાનું એ તો જાણે કીડીને ત્યાં કુંજર મહેમાન થયા એટલો અહોભાવ એટલી ઉત્કટતા સાથે એ દાસી વ્યાસજી પાસે ગયા અને નિયોગ કૃપા પામ્યા પુત્ર થશે ધર્માત્મા વિદુર થયા પેલા ધૂતરાષ્ટ્ર થયા પછી પાંડુ થયા અને આ દાસી થકી મહાત્મા ધર્માત્મા વિદુર થયા કઈ રીતે સત્સંગ જીલીએ છીએ આમાંથી આ બહુ મર્મ છે જો સત્સંગમાં આવીએ વિવેકની આંખ ન ખોલીએ સત અસતનો વિવેક ન કેળવીએ અને આળસ પ્રમાદ કરી જઈએ અથવા મોહથી વીટળાઈ જઈએ અથવા અવગુણથી વીટળાઈ જઈએ તો ભક્તિ તો થશે પણ ભક્તિ આંધળી થશે અંધભક્તિ થશે સાચી ભક્તિ જીવનમાં ક્યારેય નહીં પ્રગટે અને જો શુડો રિલિજિયસ થાય દેખાવાનો બધો ધર્મ આભાસ કરવામાં આવે બહુ ભક્ત છું બહુ સંત છું એવો જો આડંબર કરવામાં આવે અને સત્સંગમાં જઈએ તો સત્સંગ થશે તો ખરો પરંતુ કાચો પીળો પડી ગયેલો પચકાઈ ગયેલો માંદલો રહેશે કે જે ટૂંકા આયુષ્યમાં મરી જશે મહારાજ કે એ યુવતી યુવાન થતા પહેલા જ મરી જશે પરંતુ જે અહોભાવથી પેલી દાસીની જેમ જશે અને અત્યંત ઉત્કટતા અત્યંત દિવ્ય ભાવથી સત્સંગના બીજને ધારણ કરશે તો મહાત્મા ધર્માત્મા વિદુર જેવો સત્સંગ એના જીવમાં પાંગરશે તો આ એક ઉત્કુટતા જે છે અહોભાવ છે એ ઋતુ છે શિષ્યની એ ઋતુ છે સત્સંગ માટેની ઋતુ કાળમાં આપેલા બ્રહ્મબીજ પાંગરે એ તો તમે બહુ સીધી સાદું સમજી શકો છો કે પતિ પત્ની પરિણામ પરંતુ બંનેએ છૂટા છેડા વ્રત રાખ્યું હોય અને આખી જિંદગી ભેળા રહે એકબીજાનું વસ્ત્ર ન અડે તો એને ત્યાં પારણિયું બંધાય ખરું પારણિયું બંધાય આપણે તકલીફ જ આ છે આપણા સત્સંગ સાથે છૂટા નહીં પણ આ શું કહે છેડા વ્રત છે બધા જ બેઠા છે પણ સંતો સાથે સત્સંગ સાથે છેડા વ્રત લઈને બેઠા છે ક્યાંય અડી ન જવા જોઈએ બસ હવે જિંદગી પર રહીએ તો પણ કઈ ભગવત પ્રાપ્તિ રૂપી ભક્તિ રૂપી પુત્રની પ્રાપ્તિ ન થાય બેઠા છે બેડા આખી જિંદગી એક જ ઘરમાં રહી એક જ છત્ર નીચે રહીએ પણ છેડા વ્રત કોઈ કોઈને અડે નહીં જ્યાં સુધી છેડા વ્રત હોય ત્યાં સુધી ક્યાંથી પ્રાપ્તિ થાય તો યોગ્ય ભૂમિ યોગ્ય ઋતુ ત્રીજું કુશળ માળી એવો ઉત્કૃષ્ટ સંત મળે આ બંને હોય પણ જો ઉત્કૃષ્ટ સંત ન મળે તો ગમે તેવા ઉત્તમ બીજ હશે તો બાળી નાખશે એ ઉગાવો નહીં લે ઉગ્યું હશે તો પણ નકામું જશે એને કુસંગ ચરી જશે પણ ફાલ પાકશે નહીં કુશળ માળી કેવો શ્રીજી મહારાજ કે પ્રભુના ભક્ત પંચ વર્તમાને યુક્ત અને બ્રહ્મ બ્રહ્મવેતા સંતનો સંગ કરે તો શું મળે તો ભક્તિ દ્રઢ થાય પણ ખાલી ભક્તિ નથી કહી ધર્મે યુક્ત જ્ઞાને યુક્ત વૈરાગ્ય યુક્ત એવી ભક્તિ પાંગરે એવી દ્રઢ ભક્તિ એ જીવના હૃદયમાં ખીલે હા પણ આવા મળે તો બહુ બહુ સરળ રીતે વિચારો ને ભક્તિ કઠણ નથી ભક્તિ બિલકુલ સરળ અને સુગમ છે પાંચ પછી માળા કરવી શું કઠણ છે દેવ દર્શન પૂજા પાઠ ઠાકોરજીને અર્થે પુષ્પ ચડાવવા હાર ચડાવવા ચંદન ચડાવવા વસ્ત્રો ધરાવવા રોજ થોડી જપ કરવા જન્મંગલના પાઠ કરવા મંદિરોમાં વાળવું ચોળવું સંતોની સેવા કરવી કઠણ નથી ભાઈ આખો સમાજ કરે છે અને ન કરતા હોય તો આટલા બેઠા કેમ હોય સૌ કરે છે ભક્તિ બિલકુલ સરળ છે પણ ધર્મે સહિત ભક્તિ કરવી કઠણ છે વાંધો ધર્મમાં છે ભક્તિ કરવામાં જરાય વાંધો નથી સૌ કરે છે તમે જુઓ કે કેટલીય માળા કરનારા કેટલાય જનમંગલ કરનારા કેટલાય નિયમિત દેવ દર્શન કરનારા ધર્મની બાબતમાં કાચા હશે એ ધર્મ શું છે પેલી જ વાત કરો ને સત્ય અહિંસા બ્રહ્મચર્યાદિક રૂપ ધર્મ પાળીને ભક્તિ કરવી એટલે લોઢાના ચણા ચાવીને ભક્તિ કરવી જેવી છે માળા તો થાય છે પણ મનથી પવિત્ર રેવાય છે એ ગ્રહસ્થ હોય તો પરસ્ત્રીના મન ન જાય મન બગડે નહીં મન વિકૃત ન થાય સાધુ હોય તો અષ્ટ પ્રકારે બ્રહ્મચર્યનું પાલન કરે અને ભક્તિ કરે સાધુઓ પણ માળા કરતા ભજન કરતા તો ઠેર ઠેર દેખાય છે પણ કાચા જ ધર્મમાં છે કારણ કે ત્યાં અનુકૂળ પડતું નથી બહુ જ કઠણ છે રોટલી ચવાઈ જાય છે પણ ચણા ચવાતા નથી કાચા ચણા છે ને એ ચવાતા નથી એટલે શ્રીજી મહારાજે કહ્યું છે કે ધર્મે સહિત ભક્તિ કરે સંત સાહિત્યમાં બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું ભાઈ કે ધર્મ રહિતની ભક્તિ કેવી છે તો પાણી વગરના વાદળા જેવી છે ક્યાં વરસે શું લીલું કરે ભક્તિ તો ગણી છે પણ ધર્મની કચાશ એટલે શ્રીજી મહારાજ કે ભાઈ અમારા સંતો છે કે જે રીતે શિક્ષાપત્રીમાં કહ્યું છે એ રીતે ધર્મનું પાલન કરે અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ એક જ વસ્તુ પહેલી લ્યો સ્ત્રીઓ સાથે બોલવું નહીં જોવું નહીં અડવું નહીં આ એક બહુ સીધા સાધા સંતોને આપેલા નિયમો છે પણ આજે તો બધું ગૂંચવાઈ ગયું આજે એની કથા કરવી એ પણ જાણે કંઈક અવગુણમાં ખપી જાય માહોલ એવો છે ભાઈ આમ થોડું દુઃખ થાય કે આજે અમુક સંતો આપણે સંપ્રદાયમાં જ શિક્ષાપત્રીમાં સાધુઓના જે ધર્મો કહ્યા છે સ્ત્રીઓ સામે જોવું નહીં સ્ત્રીઓને સાથે બોલવું નહીં સ્ત્રીઓને અડવું નહીં એના એવા એવા અર્થઘટનો કરે છે કથાઓ કરે છે પુસ્તકો છાપે છે કે સ્ત્રીઓ સામે ન જોવું સ્ત્રીઓ સાથે ન બોલવું સ્ત્રીઓને ન અડવું એનો અર્થ કામ ભાવે ન જોવું કામ ભાવે ન અડવું કામ ભાવે ન બોલવું અને આ ખરો અર્થ છે એટલે હું એમ કહું છું કે એ અર્થ ખરો હોય તો એનો અર્થ એ થયો કે શ્રીજી મહારાજ અને નંદ સંતો મૂર્ખ ઠર્યા એ મહાઅજ્ઞાની ઠર્યા કારણ કે એને આવો ખરો અર્થ ક્યારે હાથ જ ન આવ્યો કારણ કે શ્રીજી મહારાજે ક્યારે એવું કહ્યું જ નહોતું કે હે મારા પરમંશો વાલા સંતો તમે સ્ત્રીઓને અડજો પણ કામ ભાવે રહિત અડજો અને તમે સ્ત્રીઓ સાથે બોલજો સ્ત્રીઓ સામે જોજો પણ કામ ભાવે રહિત જોજો આવું કોઈને શિક્ષણ આપ્યું નહીં એવું ન તો ગોપાળાનંદ સ્વામી કોઈને શીખ્યું ન તો બ્રહ્માનંદ સ્વામીએ શીખ્યું ન તો ગુણાતીતાનંદ સ્વામીએ શીખ્યું અને ન તો એ સંતો પણ એવી રીતે વર્ત્યા ઉલટાની વાત તો એમ કહેવામાં આવી કે તમે જોશો તો કામભાવ જાગશે તમે અડશો તો કામભાવ જાગશે તમે એની સાથે વાતચીત કરશો તો કામભાવ જાગશે પણ કોણ સમજાવે કોણ સમજે વ્યાપકાનંદ સ્વામી સભામાં બેઠા છે શ્રીજી મહારાજ સંતોના ધર્મની વાત કરે છે આ વાત એટલા માટે કહે છે કે કોઈને પાછા પાડવાની એની વાત નથી કરતા પણ આ વાત આવે છે કે આવો ઉત્કૃષ્ટ હોય ત્યાંથી ધર્મે સહિત તમારે ધર્મે સહિત ભક્તિ ન જોતી હોય તો લેટ ગો તમારી મરજી છે ભાઈ જ્ઞાને સહિત ભક્તિ ન જોતી હોય તો તમારી મરજી છે તો અમારા અમારી વાણીને ફોગટ માનજો વૈરાગ્ય સહિત ન જોતી હોય ભક્તિ તો કોઈ સવાલ જ નથી ભક્તિ તો છે મેં પહેલા કહ્યું બહુ સરળ છે સૌ કરે છે ઘણી જગ્યાએ પદયાત્રા લોકો ઢગલાબંધ લોકો જાય છે પણ ત્યાં જ્યાં જ્યાં રાત્રિ નિવાસ થાય છે ત્યાં શું થાય છે એ છાપામાં આવે છે ભક્તિ સરળ છે પણ ધર્મે સહિત ભક્તિ કરવી કઠણ છે અને એ સહજાનંદ સ્વામીનો જોર છે થોડી થાય તો થોડી કરો પણ ધર્મે સહિત ભક્તિ કરો એ સગર્ભા છે તો શ્રીજી મહારાજે સભામાં સમજાવ્યું કે અમારા સંતોએ ચિત્ર પ્રતિમા પણ ન જોઈ અને એને અડવું પણ નહીં લો તો વ્યાપકાનંદ સ્વામી તો કેવા સમર્થ સંત છે એને એવો વિચાર થયો કે આ મહારાજ થોડી વધારે પડતી વાત કરે છે કારણ કે ચિત્ર છે પથ્થર છે એમાં કયો કામ ભાવ જાગી જવાનો છે તો જળ છે હશે ફરતા ફરતા થોડા દિવસ થયા બનેલી વાત છે ગ્રંથોમાં લખાયેલી છે હરિલીલા મૃતમાં તો બહુ સરસ રીતે નિરૂપાય છે વ્યાપકાનંદ સ્વામી ફરતા ફરતા થાનગઢમાં વાસુકીનાથના મંદિરમાં જઈને બપોરે થોડીવાર આરામ કરવા માટે શરીર લંબાવ્યું તો ત્યાં વાસુકીનાથના મંદિરમાં ઘુમટમાં આજે પણ પૂતળીઓ છે એ સ્ત્રીઓની પૂતળીઓ સામે વ્યાપકાનંદ સામે સૂતા સૂતા છતમાં જોયું તો પેલી આજ્ઞાનું સ્મરણ થયું કે હવે આ આ પૂતળીઓ છે એ શું વિકાર કરવાની છે આ તો જડ છે સજીવ સ્ત્રીઓ હોય તો સમજે એમ જ્યાં વિચાર કરે છે ત્યાં એ પૂતળીઓ હાલતી ચાલતી નાચતી અને વાજિંત્રો વગાડતી સચેત થઈ ગઈ વ્યાપકાનંદ સ્વામી કે હે મહારાજ હે દયાળુ પ્રભુ આંખો મીચી ગયા બેઠા થઈ ગયા મસ્તક ગોઠણની વચ્ચે દબાવી દીધું અને ઉચ્ચ સ્વરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવા લાગ્યા કરવા લાગ્યા પુતળીઓના હલન ચલન વાજિંત્રો બંધ થયા માથા ઉપર કોઈ હાથ મૂક્યો હોય એવું લાગ્યું આંખો ખોલી તો મહારાજ સામે ઊભા હતા મંદ મન હસતા હતા અને મંદ મન હસતા હસતા આકાશમાં લીન થઈ ગયા શું છે મૂળ મૂળ મૂળ સિદ્ધાંત છે એટલે જો આ સમજમાં ના આવે તો અંધભક્તિ સિવાય બીજું શું આવે એટલે એ કોણ પડાવે કે જેને પાળ્યું છે જેના જીવનમાં એટલે કહું પ્રભુના ભક્ત કે જેને ભક્તિનો સ્વાદ માણ્યો છે જેને ભગવાનના વચનોનો સ્વાદ માણ્યો છે ભેખની ટેકતે વચનમાં નવ રહે વચનમાં રહે તો પ્રગટ ભક્તિ પ્રમાણો મુક્તાનંદ સ્વામીએ લખ્યું છે ભેખની ટેકતે વચનમાં નવ રહે એ સિંડુ કાઢે જ એ ફાંડું કાઢે જ એ ડાયવર્જન ખોળી જ કાઢે રાવણે ખાલી સાધુનો વેશ લીધો તો પણ સીતાજીને કેમ અંતરથી બહાર આવવું એનું એને ખોળી કાઢ્યું કે નહીં લૂપોલ એ સાધુને આવડે એ તમને ન આવડે એટલે મુક્તાનંદ સ્વામીએ લખ્યું ભેખની ટેક તે વચનમાં નવ રહે વચનમાં રહે તો પ્રગટ ભક્તિ પ્રમાણ એટલે જેણે વચનનો સ્વાદ માણ્યો છે જેણે ભક્તિનો સ્વાદ માણ્યો છે એ સામાના હૃદયમાં ભક્તિ ઉઘાડી શકે ગુણાતીતાનંદ સાંઈ ગામડે ફરતા બહુ મજાની વાત છે <clears throat> કદાચ આ ઓછી સાંભળવામાં આવે એમાં એક હરિભગત દંડવત કરીને પગે લાગ્યા ગુણાતીતાન સ્વામીના નેત્રો વાંકા થયા કરડી થઈ દ્રષ્ટિ છેટો તું એમ માને છે કે જમપુરી ખોટી છે તું એમ માને છે કે સ્વામિનારાયણના વચન લોપીને અક્ષરધામમાં જઈશ તું એમ માને છે કે આજ્ઞા લોપીને સુખી થઈશ અરે મહારાજ શું કયો છે શું શું તારા ચારિત્ર સામે જો વર્તમાન ધર્મ પાળતો નથી વ્યભિચાર છોડતો નથી અને સાધુઓને દંડવતને ભજનને કીર્તનમાં ઉછળા કરે છે તે શું એવો ભગવાન મૂર્ખ છે રાય રાયના લેખા લેવા છે અહીંયા આવ અહીંયા આવ એકદમ નજીક આવ્યો સ્વામી એના ગળામાં કંઠી લઈ આંચકો મારીને તોડીને નાખી દીધી તારા ગળામાં કંઠી શોભે એક બાજુ વર્તમાન લોપે છે પરસ્ત્રીઓનો સંગ રાખે છે અને કંઠી પહેરીને પાછો તો હરિભક્તોનો ડોળ કરે છે એવી રીતે અક્ષરધામમાં જવાશે જા સાંભળ્યું છે આવું થઈ શકે ખરું કંઠી તોડી નાખી પેલો એકદમ શરમાઈ ગયો આંખમાંથી પાણીની ધાર થઈ ગઈ ગુણાતીતાનંદ સ્વામી જોઈ રહ્યા ગમે તેમ તોય લજ્જા છે એ બહુ મોટી ભૂમિકા છે શરમ આવે નફટ થઈ જાય એને કોણ ભાઈ સુધારી શકે આંખમાં આંસુ આવી ગયા દિન થઈ ગયો અને એટલું બોલ્યો કે સ્વામી ભૂલ થઈ ગુણાતીતાન છે કે અહીંયા આવ અહીંયા આવ જોડીમાંથી બીજી કંઠી સાધુ પાસે મંગાવીને એમણે કીધું લે ફરી વર્તમાન ધરાવું છું ફરી કંઠી પહેરાવું છું જા આગલા બધા પાપ હું બાળીને ભસ્મ કરું છું પણ હવે નવા કરતો નહીં હવે આમન્યા રાખજે અને ધર્મે સહિત ભક્તિ કરજે કોણ પડાવે કે જેણે આ ભક્તિ કરી છે જે ધર્મે સહિત ભક્તિને જાણે છે અને માણે છે એવા સત્પુરુષ ધર્મે સહિત ભક્તિ પ્રદાન કરે એ સિવાય તો શક્ય નથી ભાઈ જેવું સ્ત્રીનું એવું જ દ્રવ્યનું દાન કરવું સહેલું છે સાંભળજો જેમ ભક્તિ કરવી સહેલી છે ને એમ પાંચ પચીસ હજાર રૂપિયાનું દાન કરવું ને બહુ સરળ છે પણ અનિતિની કમાઈ ન કરવી અઘરું છે દ્રવ્યના વ્યવહાર અરસપરસમાં ખોટા ન કરવા પાંચ રૂપિયામાં શીર્ષાસન ન કરી જવું કોઈને શીશામાં પૂરીને બૂચ ન મારી દેવું એ બહુ કઠણ છે સગા ભાઈના ન મૂકતા હોય કોના છોડે શ્રીજી મહારાજે તો ખૂબ નીતિ પ્રામાણિકતાની શિક્ષા આપી છે એક જણો આવ્યો ગામડે હતા મહારાજને આવીને એમણે ચોળાની સરસ મજાની લાંબી લાંબી કુણી કુણી મીઠી મીઠી સરસ મજાની લીલી એવી શીંગો મૂકી મહારાજે કહ્યું પટેલ બહુ સરસ શીંગો છે તમારી વાડીમાં થાય છે તો કે ના રે ના મહારાજ આપણે ક્યાંય એવી ખેતી છે આ તો હાઈલો આવતો હતો તમારી પાસે આવવું હતું તો બાજુમાં એક વાડી ઝપટપમાં ચડી ગઈ તો લેતો આવ્યો ભગવાનને માટે કશો વાંધો છે મહારાજ તમે તમારે ખાઓ મજા કરો ધર્મના અર્થે કશો વાંધો નહીં ડાયાબિટીસવાળા ગોળી ખાઈ લે અને પછી એક કપ આઈસ્ક્રીમ ચડાવી જાય એવો આપણે આ કૃપા પ્રસાદનો ઉપયોગ કરીએ છીએ સાધુઓ શું કામના બેઠા છે આવું બધું બાળવા હાટું રાખ્યા છે ને રસો શું કામ દઈએ છે આટલા હાટું દઈએ છે હવે તમારું પાપનું ખાઈ જાય એ ગોટો હોળી જાય કે નહીં રાજકોટમાં રાઘોજી મિસ્ત્રી આવીને ગુણાતીતાનંદ સ્વામીના આગળ આમ દૂધના દેગડા મૂક્યા લો સ્વામી દૂધપાક પૂરીની રસોઈ મહારાજને સરસ થાળ કરો અને સંતોને જમાડો ગુણાતીતાન છે ઊભા થયા તે તું શું માને સમજે એટલે સ્વામી બસ જમો પેલા કે હું વર્તમાન પાળીશ તારા હૃદયને હું જાણું છું અરે મહારાજ કે એ તમારે શું જોવાની જરૂર છે અમે જેવા હોય એવા ભણે તમણા છે અમે ગ્રહસ્થ કહેવાય અમારે બધું એ લીપણ ઝૂપણ હાલ્યા કરતું હોય એ ના જવાનું હોય સ્વામીએ ઠેબુ માર્યું ને દૂધ પાકના દેગડા ઊંધા વાળ દીધા તો આવું મારે ભૂંડું મારા સાધુને મારે ખવડાવવું નથી નીકળાથી કોણ રાખે ક્યાં મળે ક્યાં સાંભળો ક્યાં જીવો કઠણ છે તો દ્રવ્યની બાબતમાં નીતિની બાબતમાં મહારાજ કે આ ચોળાની ફળિયત તમે બીજાની લાવ્યા જાઓ જાઓ જેની હોય એને આપીને માફી માગો પછી અમારી પાસે આવજો અરે શિવલાલભાઈ બોટાદમાં મહારાજ હતા તો શિવલાલભાઈ એના બાપુજી ભગા ભગાદોશીને હજી સત્સંગનો ગુણ નહોતો એ તો પરમ જૈન હતા અને બહુ વિરોધ થતો હતો પણ મહારાજને સંતોને જમાડવા માટે સીધું સામાન લઈ અને શિવલાલભાઈ આવ્યા નાની ઉંમર છે એટલે મહારાજે કહ્યું શિવલાલ આ તમે બાપુજીને પૂછીને લાવ્યા તો કે ના મહારાજ મારા બાપુજીને પૂછું તો ના આપે તો જાઓ પાછું આપી પાછું આપી બાપુજી કહે ને તો જ લેવાનું નહીતર નહીં કેટલી નીતિ અત્યારે તો ઉલટાનું શીખવામાં આવે જોઈજે બાપુજીને ખબર ન પડી જાય તે ક્યાં વયું ગયું કઈ ભૂમિકા રહી કયો ઋતુકાળ રહ્યો કયો કુશળ માળી રહ્યો હરી હરી એટલે આપણે નીતિની તો ઘણી વાતો છે પણ બહુ માર જોર કરીને વાતો કઈ આગળ આવે હે મલાઈ ડોસી હતા ઉપલેટામાં એક રૂકમાઈ ડોસી હતા દેશકાળ એવો હતો અને એમાં રૂકમાઈ ડોસી લસણ અને થોડી ડુંગળી ખાઈ ગયા દેહ મૂકવા ટાણે મહારાજાને લઈ ગયા પણ મેરુ પર્વતની ટોચ ઉપર મૂક્યા આવતા જતા ભક્તો બધા જોવે ને રૂકમાઈ ડોસી રાડો પાડે અહીંયા કેમ રાખ્યા છે તો કે લસણ ખાઈ ગયા એટલે ગંધ કાઢવા માટે મૂક્યા છે એક સાધુ એક જણા સમજાવતા હતા કે બહુ બીડી ના પીવો તમે સ્વર્ગમાં જશો તો તમારો શ્વાસ છે તે દેવતાઓ ભાગી જશે પેલો કે શ્વાસ મારે અહીં મૂકીને જાવો છે ને મારે ક્યાં હારે લઈ જાવો છે ગંધાય છે હું શરીરને એ કામની હારે લઈ જાય એ તો અહીં સળગાવી દેશે પણ સમજો કે એની વાસના છે ડુંગળીની જે હોય તે એ કાઢવાની કથા આપણે મારજોર કરીને કહીએ છીએ પણ ક્યાંય અનિતિનું ગળી ગયું ને એની ગંધ કાઢવા માટે કોઈ કથા કહે છે કે એને મેર ઉપર એની ટોચ ઉપર ભઠ્ઠા ઉપર રાખીને એની ગંધ કાઢી તે સાલા બદમાશ તારા ભાઈનું ઓળવી ગયો તો પાડોશીનું ઓળવી ગયો હતો એવી કોઈ કથા નહીં કે કારણ કે ધર્મ સંસ્થાઓમાં જ ગોટાળા હાલતા હોય સાધુઓ નીતિનો પેલા અર્થ સમજ્યા હોય તો ને એટલે હું તો બહુ દિલથી કહું છું કે દરેક સાધુઓએ અને દરેક હરિભક્તો હરિભક્તોએ ગાંધીજીની આત્મકથા વાંચવી જોઈએ અને ગાંધીજીના ધર્મ મંથનના વિચારો વાંચવા જોઈએ ખબર પડે કે શું નીતિ કહેવાય શું અનિતિ કહેવાય શું સામાજિક કર્તવ્ય કહેવાય એક વકીલનું એક ડોક્ટરનું એક શિક્ષકનું અરે એક સામાન્ય કંડક્ટરનું એ એના કર્તવ્ય ધર્મ છે સામાજિક ધર્મ છે એ સામાજિક ધર્મ પણ કંઈ લોપવાનો નથી અને એ જે લોપે છે એને મહાપાપ લાગે છે કારણ કે એકના લોપવાથી અનેકનું કલ્યાણ થતું હોય છે અનેક વિધવાઓના આંસુ પડતા હોય છે અનેક લોકો દુઃખી થતા હોય છે અને એવા કકળેલા આત્માઓની ચિત્તા ઉપર બેસીને કોઈ ભગવાનના ધામમાં ના જઈ શકે એક શિક્ષક છે તો ઈમાનદારીથી એને શિક્ષકનું કામ બજાવવું જોઈએ એ બધા ચૂકી ગયા ભારતમાં ભક્તિ પ્રજામાં બહુ છે અને જે ભગવાનને ચરણે બેસીને માળા કરતો હોય એ દેશની પ્રજા કોઈ દી દુઃખી હોય વિશ્વમાં આટલી ભક્તિ કરનારી કોઈ પ્રજા નથી છતાં ત્રસ્ત ભારત જેવો કોઈ દેશ નથી એનું એક જ કારણ છે ધાર્મિકની ભારતની પ્રજા ધર્મ ભ્રષ્ટ પ્રજા છે કોઈ ધર્મ પાળતું નથી ભક્તિ ગમે તેટલી કરે સુખી ન થાય પ્રજા અને જ્યાં જ્યાં પાશ્ચાત્યના દેશોમાં લોકો સુખી છે શા માટે ધર્મ પાળે છે ભલે ભક્તિ કરે છે કે નથી કરતા ખોટું ને ન થાય એમ તૂટી ગયેલી તમે પેન માગો કે આમને ગમે છે ને લઈ જાઓ તમે બે ડોલર હોય તો બે ડોલર આપ બે ડોલર આપી દો તો કે ના તૂટેલી વસ્તુ અમારાથી વેચાય નહીં તમને ભલે ગમે પણ અમારે અપાય નહીં અને આપણે તો હે માનો કે તમે એક કોઈ મશીન લીધું બે વર્ષ ત્રણ વર્ષ ગમ ગમાડ્યું અને પછી લાગ્યો કે હવે ડહ કાલ્યા છે બંધ પડી ગયું છે એટલે પછી બીજાને શું કે આ વેચવું છે કોઈ ગરાક મળે કેજો હમણાં બે મહિના પહેલા જ લીધું છે પણ હવે શું છે હવે જરૂર નથી ત્રણ મહિના કહ કાઢ લીધો અને હળી ગયેલ ડોસી જેવું થઈ ગયું હવે હાલતું નથી ત્યારે હવે એને વેચી નાખવું છે પણ બે મહિના પહેલા જ લીધું છે જરૂર નથી અને એમાં બિચારો ભોળો હોય કપાળમાં તિલક ચાંદલો જોઈને એમ કે હરિભગત થોડું ખોટું કરે લાવો લાવો કેટલા આટલા લઈ જાઓ ઓલો ઘરે લઈ જઈને ચાલુ કરે તો હાલે નહીં એટલે આવીને કે જો હાલતું નથી એ તો હવે તમે સમજો નહીં સમજે પણ તો આ મારે નથી જોતું મારા પૈસા પાછા આપી દો તો કે અમે વેચેલો માલ પાછો નથી રાખતા તો ભાઈ તમે આ મશીને રાખો અને પૈસા રાખો બસ તો બે રાખે તમે એને કયો સત્સંગી કયો એ તમને સોસાયટી સોસાયટી મળી રહેશે એવા અને તમારા કોકના અનુભવ હશે જ આ અનીતિ છે અસામાજિકતા છે એનાથી પરિવાર કુટુંબ સમાજ રાષ્ટ્ર બધા દુઃખી છે અને બધા એના ફળ ભોગવે છે કોઈ કર્તવ્ય ધર્મ બજાવતું નથી કૌટુંબિક ધર્મ પતિ પત્ની માતા પિતા અરસ પરસના જે ધર્મો છે માતા પિતાની સેવા કરવી સાચવવા એને સમયે સમયે ભોજન આપવું આરામ આપવો કટુવેણ ન કહેવા આ પુત્રવધુઓના બધાના ધર્મો છે પુત્રના ધર્મો છે પણ ઘણી જગ્યાએ જો ને બહેનો હોય એની ભક્તિ એટલી ઓવર હોય જેમ ચોમાસું જામ્યું હોય ને ડેમ ઓવરફ્લો થઈ જાય એમ હવારમાંથી કોથળીની થેલીમાં પેલા ચોખાની કોથળી લઈને નીકળે મહાદેવજીએ ચપટી મૂકે ગણપતિએ ચપટી મૂકે માતાજી ચપટી મૂકે શીતળાઈને મૂકે સંતોષીમાને મૂકે ખોડિયારમાંને મૂકે મેલડીને મૂકે બધે મુક્તિ મુક્તિ અગિયાર વાગે ઘરે જાય બને શું કે ચોખાની ગુણ જે એના ધણીએ લાવી દીધી છે ભૂખ્યો તરસો ઓફિસે જાય ચોખા મહાદેવ ખાય ને ઓઈલો ભૂખ્યો જાય આ કયા પ્રકારની ભક્તિ છે આ કયા પ્રકારનો ધર્મ છે પોતાના પતિને પોતાની પત્નીને ગાળે ઉઠાડે ગાળે બેસાડે કંકાશમાં જીવે ત્રાસ આપે મારપીટ કરે બહુ ધર્મનો આયામ તો બહુ મોટો છે કેટલોક કહે એવી ધર્મે સહિત ભક્તિ એવા સત્પુરુષ મળે તો જીવમાં પાંગરે તમે જે જે મોટા મોટા થયા છે એના જીવનમાં વાંચો કેવો ધર્મ પાડ્યો છે બીજી વાત છે ટૂંકમાં લઈ લઈએ જ્ઞાને સહિત ભક્તિ પેલું જ્ઞાન છે જગતનું જ્ઞાન છે કે આ જગત નાશવંત છે એનું યથાર્થ રૂપ એવા સદગુરુઓ બતાવે તો પછી એ જગતમાંથી કોઈ એને બંધન ન થાય ને ભક્તિને વિઘ્ન ન આવે બીજું જ્ઞાન છે આત્માનું આત્મતત્વ ચીનો નહીં ત્યાં લગી સાધના સર્વ આત્માનું જ્ઞાન કે આત્મા એ આત્મા છે પરમાત્મા એ પરમાત્મા છે આત્મા ક્યારેય પરમાત્મા થતો નથી પરમાત્માનો દાસ રહે છે પરમાત્મા સર્વ કરતા સર્વ ધરતા સર્વ કર્મ ફળ પ્રદાતા જગત સ્રષ્ટા નિયંતા એક પરમાત્મા છે એવું જે ચોખ્ખું જ્ઞાન અહમ બ્રહ્માસ્મી કરીને અભેદપણે બેસી જાય અને પરબ્રહ્મની ભક્તિ ચૂકી જાય એવું જ્ઞાન અધૂરું છે એટલે પરિનિષ્ઠિતોપી નિર્ગુણીએ ઉત્તમ શ્લોક લીલિયા સુખદેવજી મહારાજ કહે છે કે હું નિર્ગુણ સ્થિતિને પામ્યો છું છતાં પણ હે પરીક્ષિત આ ઉત્તમ શ્લોક એવા શ્રી કૃષ્ણનું આ ભાગવત હું ભણું છું એટલે બ્રહ્મરૂપ થયો એને પરબ્રહ્મની ભક્તિ બાકી રહે છે એવું જ્ઞાન ત્રીજું પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન પુરુષોત્તમ નારાયણ સર્વાધીશ છે સર્વકર્તા છે સર્વહર્તા છે એનાથી કોઈ પર નથી એવા શ્રીહરિનું સ્વરૂપ કે જે સર્વોપરી છે સર્વ કારણના કારણ છે સર્વ અવતારના અવતારી છે એવી નિષ્ઠા દ્રઢ કરાવે પણ સાથે જ એના જે જે અવતારો છે એનો દ્રોહ ન કરવા અવતારો કોના છે દેવતાઓ કોના છે જે એની પણ આજ્ઞાથી બ્રહ્માંડની સેવા કરે છે એ શિવજી હોય બ્રહ્મા હોય બધા હોય એ પૂજ્ય છે કારણ કે એ આપણા પ્રભુની ભક્તિ કરે છે એની આજ્ઞા માને છે નિંદત નહીં કોઈ દેવકું દેવકું રોજ નિર્વિકલ્પમાં બોલે અને હવારથી સાંજ અવતારો અને દેવતાઓની નિંદા કરે એ ક્યાંનો ન્યાય આ અજ્ઞાન છે તો જ્ઞાને સહિત કે જ્યાં ભગવાનના સ્વરૂપનો દ્રોહ ન થાય ત્રીજી વાત વૈરાગ્ય સહિત ભક્તિ દેહ સુખની તો પરવા નથી પરંતુ ચતુર્ધા મુક્તિ સુધી ક્યાંય રાગ ન રહે એક ભગવાનની મૂર્તિમાં જે લાગી રહે એવો વૈરાગ્ય બીજું કંઈ જોતું નથી તમારી મૂર્તિ વિના મારા નાથ બીજું મને કંઈ આપશો માં તો આવી રીતે ધર્મે સહિત જ્ઞાને સહિત વૈરાગ્ય સહિત એવી ભક્તિ એવા સદગુરુ મળે એવી ઉત્કટ ઋતુકાળ હોય અને એવી મનની પ્રશાંત ભૂમિકા હોય એટલે કે દેશ હોય ત્યારે એવી ભક્તિ પાંગરે છે બીજો પ્રશ્ન મુક્તાનંદ સ્વામી કે મહારાજ કોઈનું અંતર પ્રથમ ગોબરું સરખું હોય અને પછી તો એકદમ શુદ્ધ થઈ જાય છે તો એનું કારણ તે પૂર્વ સંસ્કાર એટલે કે પ્રારબ્ધ છે કે પછી ભગવાનની કૃપા છે કે પછી એનો પુરુષ પ્રયત્ન છે શ્રીજી મહારાજે ત્રણેયની વાત કરી ત્રણેયના દ્રષ્ટાંત એનો અર્થ શું થયો કે કોઈના જીવનમાં પ્રારબ્ધ પણ કામ કરે એટલે કે પૂર્વ સંસ્કાર કામ કરે કોઈના જીવનમાં ભગવાન અને સંતની કૃપા પણ કામ કરે અને કોઈના જીવનમાં પુરુષ પ્રયત્ન પણ કામ કરે કોના જીવનમાં કયું કામ કરે એ કશું કહી શકાય નહીં પ્રારબ્ધ પણ કામ કરે ભગવાનની ભક્તિમાં પણ પ્રારબ્ધ એટલે પૂર્વ સંસ્કાર છે પૂર્વે જેટલું કર્યું છે એટલું આ જન્મે ઓછું કરવાનું બને છે મહારાજ કે જેને પૂર્વે ભગવાનના સંતોનો સંગ કર્યો હોય તો એને આ જન્મે એને ભગવાનના સંતોમાંથી ક્યારેય હેત ટળે નહીં પણ જેને નવો જ આદર હોય તો એને કોઈ દિવસ સરખું જામે નહીં તો પૂર્વના સંસ્કાર તો કામ કરે છે પણ એ પ્રારબ્ધ એટલે પૂર્વ સંસ્કાર પણ સારા ને નબળા બે પ્રકારના નબળા સંસ્કાર ઉદય થાય તો મહારાજે દ્રષ્ટાંત આપ્યું કે ભરતજી મહારાજની ઉત્કૃષ્ટ દશા હતી પરંતુ પ્રારબ્ધ એવું કઠિન આવ્યું તો મૃગ બાળમાં એમને એમને પ્રીતિ થઈ બંધન થયું અને પરિણામે અંતર શુદ્ધ હતું એ ગોબરું થઈ ગયું અને મૃત્યુ બગડ્યું જીવન બગડ્યું અને ત્રણ જન્મે પાર લાગ્યા આ એમનું પ્રારબ્ધ કહેવાય કે જ્યાં ઘટી નથી શકે એમ ત્યાં ઘટી ગયું આ પડે એવી શક્યતા જ નથી છતાં પૂર્વના સંસ્કારે આ કર્યું એવી જ રીતે એવો કોઈ માણસ હોય કે એને સારું પ્રારબ્ધ ઉગી નીકળે તો ગોબરું અંતઃકરણ હોય એકદમ શુદ્ધ થઈ જાય તુલસીદાસજી મહારાજનું દ્રષ્ટાંત તમે લ્યો કે પરિણા પછી રત્નાવલી એમના પત્નીમાં ડૂબી ગયા રામ ભજન ચિંતન છૂટી ગયું વર્ષો નીકળી ગયા પણ એ શાના માટે આવ્યા છે એ કંઈ બીજા જેવા નથી એનો સંસ્કાર બલિષ્ઠ છે એ કઈ રીતે સંસારમાં પડી રહે અને રત્નાવલીની પાસે ગયા અને રત્નાવલીએ મેણું માર્યું અસ્થિ મયી મમ દેહ તામે ઇતની પ્રીત ઈતની હોતી શ્રી રામ મેં તો હોતી ના ભવભીત આ ચામડાના હાડકાના મારા પૂતળામાં હે પતિદેવ આટલો બધો પ્રેમ છે નાથ આટલો પ્રેમ જો તમે રામમાં કર્યો હો તો તમારો ભવસાગરનો અંત આવી ગયો હોત અને તુલસીદાસજી બારણા ઉપર સજ્જડ થઈ ગયા મુઠ્ઠીયું વાળીને ભાગ્યા બસ શક્ય બને એવું નહોતું પણ એક વચનમાં શક્ય થઈ ગયું આ સંસ્કાર છે નીકળી ગયા ભગવાનની કૃપા કમઢિયાળાના સીમાડેથી મહારાજ નીકળે ગોંદરેથી નીકળે અને કાયાભાઈ ભયંકર લૂંટારા ક્રૂર માણસ ત્યાંથી પસાર થાય અને મહારાજ ઊભા હોય અને કાયાભાઈની સામે આમ નજર કરે એ કેવળ કૃપા છે કે જે જે સમાજને રંજાડે છે એવા ઓછા થવા જોઈએ સમાજમાં સુખ શાંતિ થવી જોઈએ અને કેવળ દ્રષ્ટિ માત્રથી કાયાભાઈ સ્થિર થઈ ગયા મહારાજની પાસે આવ્યા મહારાજને પગ પકડી લીધા શ્રીજી મહારાજના પ્રભુ આપ મારા તારણહાર હો એવું મને દેખાય છે મહારાજ સરસ વાતો કરી નિયમ ધારીને વર્તમાન ધારણ કર્યા શ્રીજી મહારાજે મંત્ર આપ્યો સ્વામિનારાયણ નામનો જપ કરો અને ઇતિહાસ સાક્ષી પૂરે છે કે કાયાભાઈ એવા એકાંતિક ભક્ત થયા કે જેના દ્રોહથી એના ગામ ગામધણી દરબારને એક ભયંકર રોગ લાગુ પડ્યો અને કાયાભાઈ હાથ ફેર્યો ત્યારે દર્દ મટ્યું ક્યાં પહોંચી જાય કેવળ ભગવાનની કૃપા કેવળ સંતની કૃપા લોધિકા દરબાર જીભાઈને ઘેર દીકરાનો જન્મ થાય દીકરો ધીમે ધીમે મોટો થાય દીકરાનું નામ અભયસિંહ હોય પરંતુ એક એક અત્યંત ઉત્કૃષ્ટ ભક્ત જીવાય કે અખંડ શ્રીજી મહારાજના મૂર્તિનું ધ્યાન અને સ્મરણ ને ભજન ને સ્વપ્નમાં પાપ નહીં એને ઘેર એવો દીકરો જન્મો કે હિંસામાં ભરપૂર બધા કુલક્ષણે ભરપૂર પશુ પક્ષીઓને મારીને આવે બાપુની સામે રાખે જીભાઈનો આત્મા કકળે કે હા હા મારે ઘેર આવો દીકરો ઘણું સમજાવે જેમ જેમ યુવાન એમાં સત્તર અઢાર વર્ષની ઉંમર થઈ ગઈ પછી તો કોણ કોને જવાબ આપે ભાઈ જીભાઈને મનમાં પીડા થયા કરે છે એમાં સાંભળ્યું કે મેંગણીમાં ગોપાળાનંદ સ્વામી આવ્યા છે હું સ્વામી પાસે જઈને મારું હૈયાનું દુઃખ ઠાલવું પણ અભયને કહેતો જાઓ કે ભાઈ સ્વામી આવ્યા છે તું દર્શને આવશે મારું કોઈ વચન તે માન્યું નથી પણ આટલું માનના ના છે તો કે હું મારે કોઈના દર્શન કરવા નથી તમે તમારી ભલી ભક્તિ મારી ભક્તિ જુદી બાપત હું કંઈ આવવા માગતો નથી તમે જાઓ આવો નફટ ઉત્તર આપીને અભય શિકાર કરવા નીકળી ગયા જીભાઈ ગોપાલાનંદ સ્વામી પાસે આવ્યા છે ગોપાલાનંદ સ્વામી મેંગણીના મંદિરમાં બેઠા છે જીભાઈ માથું ખોળામાં મૂકી ધ્રુસકે ધ્રુસકે રડે છે ગોપાળાનંદ સ્વામી માથે હાથ મૂકે છે એના પીઠ ઉપર હાથ ફેરવે છે કે દરબાર શાંતિ રાખો શાંતિ રાખો બધા સારા વાના થશે હો અરે સ્વામી આના કરતા દીકરા ન હોય તો સારું મારે તો ગામમાં નીકળાતું નથી હું ધર્મની વાતો કરનારો ધર્મનું આચરણ કરનારો મારો જ દીકરો જો આવી રીતે અનાચાર કરતો હોય તો પ્રભુ કાલ સવારે આ પ્રજાને પણ દુઃખ કેટલું છે હું તો માની લઉં કે મારે કોઈ દીકરો નથી પણ અમે ગામધણી છે અને ગામધણી અનાચારી હોય તો સારી પ્રજાને દુઃખ છે આના કરતા પ્રભુ સ્વામી એમનો દેહ મુકાવી દે મારે કોઈ વંશ જોતો નથી સ્વામી કે હા હા દરબાર એવા ઉતાવળા ન થા ઉતાવળા ન થા ભક્તનું દુઃખ જોઈને ગોપાળાનંદ સ્વામીના મનમાં એક કૃપાની વૃષ્ટિ થઈ અને સીમ સીમાડામાં કાળિયાર મૃગની પાછળ ઘોડે સવાર થઈને અભયસિંહ નિશાન તાકે છે અને પાછળ પડે છે અને કાળિયાર મૃગ તાળી દઈને વનની ઘેઘુર ઘટામાં છટકી ગયો ઘણો ખોળ્યો પણ કાળિયાર મૃગ ક્યાંય દેખાણો નહીં પાછળ દોડતા દોડતા દોડતા દોડતા તોખાર તો આમ નીકળી ગયો જંગલ પૂરું થવા આવ્યું આમણે જોયું કે ક્યાં નીકળી ગયો ઓહ આ તો મેંગણી આવી ગયું ચાલ ને બાપુ બહુ વારે વારે કહા કરે છે તો હવે સ્વામીને જઈને ખાલી પગે લાગુ એટલે બાપુનું મન રાજી રે હવે આવી જ ગયો છું તો પછી શું છે શિકાર તો છટક્યો નથી તો જોઈ લો કેવા બાવા બાવલિયા વળી શું કરે છે ખભા ઉપર બંદૂક ચડાવી છે કાર્તિસોના હારડા છે ખુલ્લી તલવાર છે ઘોડાને મંદિરની બહાર બાંધી સ્વામી પાસે જવું છે સ્વામી તો ઉભા છે બેઠા હતા ત્યાંથી ઉભા થઈ ગયા જીવાએ કીધું સ્વામી ક્યાં જાઓ છો જવા દો દરબાર અભય આવે છે હે હા અભય આવે છે આવે નહીં સ્વામી ના અમારી દ્રષ્ટિ જુએ છે અભય આવે છે અને એ નેવું પકડીને ગોપાળાનંદ સ્વામી મેંગણીના ઉભા રહ્યા અભયસિંહ આવ્યા ઘોડો બાંધ્યો સ્વામી પાસે જવું છે બંદૂકડી બાજુમાં મૂકીને ડગલા ચાલ્યા ત્યાં તો સ્વામીની સામે નજર પડી ચાર આંખો થઈ ના થઈ ભયંકર બોમ્બ વિસ્ફોટ થાય ને જેમ બરફની શિલાઓ તૂટીને ઓગળવા માંડે એમ હૈયાના બંધ બારણા ઓગળવા માંડે જન્મ જન્મના સંસ્કાર ઓગળવા માંડે પથ્થર દિલ મૃદુ થઈ ગયું સ્વામીના પગ પકડી લીધા ધ્રુસકે ધ્રુસકે રડે આજે તો બાપ અને દીકરો બંને રડે છે જીભાઈને એમ થાય છે કે શું થયું સ્વામી આ કમાલ કરી આપની કૃપાનો કોઈ પાર નથી અવશ્ય એટલા માટે રડે છે કે મેં મારા બાપુને કેટલા કોચવા છે સ્વામી તમે મને માફ કરો સ્વામીએ બંનેને આશ્વાસન આપ્યું વર્તમાન ધરાવ્યા ભક્તિની વાતો કરી અને એ જ અભયસિંહ દરબાર છ છ કલાક સુધી ધ્યાનમાં બેસી દેનારા ધ્યાની ભક્ત અભયસિંહજી ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગયા કેવા થયા શું હતું કેવળ સંત કૃપા ત્રીજી વાત પુરુષ પ્રયત્ન રૂડા સાધુનો સંગ કરે ને પોતાનો વિચાર સતત જલતો રાખે અને પુરુષાર્થ કરે અને એમાંથી વ્યક્તિત્વ સંતત્વમાં પલટાય ગણોદના અભયસિંહ દરબાર એ પણ ગણોદના એમને કામ કરવા માટે ખેતરમાં મુસ્લિમ બિરાદર વલ્લીભાઈ આવે વલ્લીભાઈને વાત કરે કે ભાઈ ખુદા પ્રગટ હુઆ હે ખુદા કે નામ કા જપ કરો એ નૌકા પાર લગ જાય અને વલ્લીભાઈને સારું લાગે ધીમે ધીમે ધીમે ધીમે કરતા એમને સત્સંગ થયો બોલો અને વલીભાઈ હવે મંદિરે આવે છે દરબાર પાસે વચના સાંભળે છે દરબાર વાતો કરે સાંભળે છે સંતો આવે તો દોડી દોડીને સેવા કરે છે એમના ઉંમર થઈ એટલે એમને પરણવાનો અવસર આવ્યો સજધજ થઈને દુલ્હા પરણવા માટે જાય છે ત્યાં કોઈએ કીધું કે બાપુને દરબારને ત્યાં શ્રીજી મહારાજ પધાર્યા છે અને વલ્લીભાઈને એમ થઈ ગયો આવો મંગલ પ્રસંગ અને પ્રભુ પધાર્યા મારા કેવા ભાગ્ય છે બધાને કીધું રૂકો થોડા માણસો સાથે મહારાજની પાસે આવીને મંડા દંડવત કરવા આજ પહેલી મુલાકાત છે પહેલી વાર આમને જોયા છે કે જેનું હું ભજન કરું છું આવા છે આ ભગવાન છે એવા ભાવથી દંડવત કરે પણ મહારાજે ન સામું જોયું ન કહ્યું રાખો કોણ છો એવું પૂછ્યું પણ નહીં અને જેમ વાતો કરે છે એમ જ કરે વલીભાઈ હાથ જોડીને સામે ઊભા છે પણ મહારાજ દ્રષ્ટિ જ દેતા નથી અણવર ને બધા ઉતાવળા થાય છે મુહૂર્ત છાંડી જાય છે તો શ્રીજી મહારાજ સમજતા હતા કે આ મુહૂર્ત છાંડે તો વાંધો નથી પણ અમારી મુલાકાતનું જો મુહૂર્ત છાંડી જશે તો પછી ક્યારેય ભેટો થશે નહીં સામું જોતા નથી એટલે બીજા સંતોને કોઈ કીધું એટલે સંતોએ કહ્યું કે મહારાજ આ વલ્લીભાઈ છે ને એ આપણા હરિભક્ત છે અને પરણવા જાય છે આશીષ લેવા આવ્યા છે આશીર્વાદ લેવા આવ્યા છે મહારાજ એમને થોડો તમે આશીર્વાદ આપો એટલે એમનું મુહૂર્ત સચવાય અને જાન રવાના થાય મહારાજે સામું જ છે બીજી વાર કહ્યું ત્રીજી વાર કહ્યું ત્યારે મહારાજે વાતનો દોર કાપતા કાપતા એટલું કહ્યું કે વલીભાઈ એ જીવ પરણો ભાઈ પરણો સૌને પરણવાના કોડ લાગ્યા છે તો પરણો પણ પરિણા પછી કોઈ પ્રભુ ભજતો નથી જાઓ પરણો ભાઈ પરણો વલ્લીભાઈ સાંભળી રહ્યા પરિણા તો ખરા ઘરે આવ્યા પણ પેલા વચન પોતાના વિચારમાં એમ જ મમળાવ્યા કરે છે કે મહારાજે કહ્યું છે કે પરણો ભાઈ પરણો પરિણા પછી કોઈ પ્રભુ ભજતો નથી તો આપણે પરિણા પછી પ્રભુ ભજવા છે પુરુષાર્થ છે જુઓ રાત દિવસ આલો જ છે કે પરણીને પ્રભુ ભજવા છે પરણીને કોઈ પ્રભુ ભજતો નથી એમ મહારાજે મને કીધું છે મારા માટે જ કીધું છે ને અને મારે ભજવા જ છે મારે ભજવા જ એને ઘેર દીકરો થયો અઢાર વર્ષનો વીસ વર્ષનો થયો એને પરણાવ્યો દીકરાના ધામધૂમથી પરણીને લગ્ન થઈને ઘરે આવ્યા અને બીજે દિવસે એમના દીકરાને બેસાડીને કીધું વલ્લીભાઈ કે સાંભળ બેટા મેં તને વીસ વર્ષ પોષ્યો હવે વીસ વર્ષ તું મને ખાવા પીવાનું પોષે હવે હું મહારાજના ભજન સિવાય કશું કરવાનું નથી હવે તું તારું સંભાળ તારું પ્રારબ્ધ તારે જે કરવું હોય તે કર હું બે ટાઈમ ભોજન કરવા આવીશ મંદિરે બેસીશ સાધુડાની કથા વાર્તાને સેવા કરીશ બાકી મારું કામ હું કરીશ તારું કામ તું કર પણ સાંભળી લે બેટા વીસ વર્ષ મેં તને મોટો કર્યો અને રાખ્યો વીસ વર્ષ તું મને સાચવે એકવીસમે વર્ષે જો હું જીવતો રહું તો ફરીથી તારી યારે મજૂરી આવીશ જા આ મારું તને વચન છે છોકરો પણ એવો ગુણિયલ બાપાના પગમાં પડ્યો બાપુજી તમે વીસ વર્ષની પચાસ વર્ષ બેસો હું તમારી સેવા કરીશ દિવસો વયા ગયા વીસ વર્ષ હજી નથી થયા ત્યાં બાજુના ગામડે હરિલીલા કલ્પતરીની કથા બેઠી છે ગણોદના દરબાર અને વલીભાઈ રોજ સાંભળવા આવે છે એક મહિનાની કથા છે અને એમાં ઓગણત્રીસમો દિવસ છે ત્રીસમો દિવસ કાલે છે પૂર્ણાવતી થવાની છે પણ વલીભાઈ સંતોની પૂજા કરી ધોતિયા ઓઢાડ્યા એટલે સંતો બધા ઓળખે વલ્લીભાઈનું અંગ સારું અને સૌને હેત એટલે વલ્લીભાઈને કીધું વલ્લીભાઈ પૂજા તો કાલે કરવાની છે કાલે પૂર્ણાહુતિ છે અને કાલે બધાએ વિખરાવાનું છે વલ્લીભાઈ કે સ્વામી મારું કામ પૂરું થઈ ગયું મને શ્રીજી મહારાજ આવીને કહી ગયા છે કાલે હું તને તેડવા આવવાનું છું અગિયાર વાગે એટલે હવે હું ગણો જ રહીશ અને આપની સૌની રજા લઈને મહારાજના ધામમાં જાઉં છું અને એ મુસ્લિમ બિરાદર શ્રીજી મહારાજના ધામમાં અગિયાર વાગે વયા ગયા આને શું કહેવાય પુરુષાર્થ છે અને પુરુષ પ્રયત્ન છે રૂડાનો સંગ રાખે છે અને પોતાને વિચારે કરીને બલિષ્ઠ થાય છે એટલે મારાને તમારા જીવનમાં પ્રારબ્ધ કેવું છે એ ખબર નહીં પડે કારણ કે પ્રારબ્ધ છે એ તો બંધ તિજોરી જેવું છે એની અંદર શું પડ્યું છે એ કંઈ નહીં ખબર પડે અને એવી બંધ તિજોરી છે જેની ચાવી ખોવાઈ ગઈ છે એટલે પ્રારબ્ધને ભરોસે ક્યારે રહેશો નહીં જે કોઈ પ્રારબ્ધને ભરોસે રહે છે ન માગીએ દોડતું આવે પ્રારબ્ધ તો છે ઘેલું એમ તમે કહો કે ભગવાન ભાગીમાં લખ્યા છે તો ભજાય એવા ઘણા ડાભોળિયા રહી જાય છે જયારે પૂછો ત્યારે કે હાલો સત્સંગમાં હાલો મંદિરે હવે એ તો ભાગીની વાત છે બાપા ભાગીમાં ન હોય તો કશું ન થાય હાલે એટલે પરણવાટાણે કેમ કોઈ નથી કહેતા કે તો વાંધો નહીં બધું ભાગીમાં છે ત્યારે બધું ગોઠવાઈ જશે ત્યાં તો જ્યાં જાય ને ભાળી જાય કે પૂછી જવો ને કઈ થાય એમ હોય તો ગોઠવી દઈ લે ત્યાં કેમ કોઈ મારો પ્રભુ કરશે તો પરણશું વ્યવહારમાં કેમ કોઈ કઈ નથી કરતું આમ હાયલા જતા હોય ને સામેથી ટ્રક આવતો હોય ભભો પોંપ ભભો પોંપ ભભો પોંપ ત્યારે કેમ કોઈ કઈ નથી એમ કેતું કે ભગવાન રાક્ષિત રહેશું ત્યાં ન રાખે પૈડાઈ ઠવ્યો ઢોઢો કરતો હતો ત્યાં કેમ પુરુષાર્થ કરો છો ત્યાં વંડીએ કેમ ચડી જાઓ છો પ્રારબ્ધનો કોઈ ખ્યાલ નથી આખરે પ્રારબ્ધ બન્યું છે શેમાંથી પુરુષાર્થમાંથી જ બન્યું છે એટલે પ્રારબ્ધને મૂકીએ પુરુષાર્થ આગળ છે ભગવાનની કૃપા સંતની કૃપા પણ તમે જોયું ધ્રુવજીનું દ્રષ્ટાંત આપ્યું મહારાજે સાંદીપનીનું દ્રષ્ટાંત આપ્યું કે એમના નરકથી એમના પુત્રને લઈ આવ્યા સાંદીપનીના અને ધ્રુવજીને મહારાજે કૃપા કરી ભગવાને કૃપા કરી તો વેદાદિકની સ્ફૂર્તિ થઈ પરંતુ ક્યારે થઈ કંઈક કર્યું ત્યારે કંઈક પુરુષાર્થ છે અભયસિંહ દરબાર આવ્યા છે પણ કોઈ પુરુષાર્થ કર્યો છે બાપુજીએ પુરુષાર્થ કર્યો છે અને કમસે કમ અભયસિંહ સંતના ચરણમાં પડ્યો છે કંઈ નહીં કરે તો કોણ કૃપા કરશે એમ ગોદડા ઓઢીને હુતા રહે કે સંત કૃપા કરશે ભગવાન કૃપા કરશે એમ કૃપા ન થાય એટલે ભગવાન કૃપા સાધ્ય છે એમ કહેવાય છે પણ ખરા તો ભગવાન ક્રિયા સાધ્ય છે થોડુંક કરો હાથ નમો તો દસ હાથ નમે પણ તું કોરી કાઢ તો હું લોઢાની લાઈટ એટલે ભગવાન કે ભગવાનના સંતની કૃપા પણ પુરુષાર્થ કરનારા ઉપર થાય છે એટલે આખરે શું રહ્યું પુરુષાર્થ કેવો કરવાનો રૂડાનો સંગ કરવાનો પોતાનો સતત વિચારશીલ રહેવાનું કે હું શેના માટે આવ્યો છું શું કરવાનું છે શું કરી રહ્યો છું ક્યાં જઈશ પછી શું થશે એવો વિચાર કરવાનો અને રૂડો ભૂમિ રૂડી ઋતુકાળ અને રૂડા સાધુનો સંગ રાખે તો એના જીવનમાં ધર્મે સહિત જ્ઞાને સહિત વૈરાગ્ય સહિત એવી પરમ એકાંતિક ભક્તિ જીવનમાં ફૂટી નીકળે ફૂટી નીકળે જરૂર ફૂટી નીકળે એવું આ શ્રીજી મહારાજે સરસ આમાં આપણને સમજાવ્યું છે શ્રીહરિ આપણને સૌને એવું બળ આપે સાચું સમજવાનું અને સાચે રસ્તે ચાલવાનું એટલી પ્રાર્થના સાથે વિરામ કરીએ સહજાનંદ સ્વામી મહારાજ